આજે ફરીથી આપણે આ તેરમું વચનામૃત શ્રવણ કર્યું છે તેરમા વચનામૃતમાં બહુ જ સાહજિક પ્રશ્ન છે છતાં આશ્ચર્યકારી પ્રશ્ન છે એ પહેલા આપણે થોડું એવું સમજી લઈએ કે જીવનમાં જ્ઞાનનું મહત્વ તો છે જ અને જેટલું જ્ઞાન ઉત્તમ એટલી સાધના ઉત્તમ અને જેટલી સાધના ઉત્તમ એટલી પ્રાપ્તિ ઉત્તમ એટલા માટે ઉપનિષદોમાંથી ગીતામાંથી ભાગવતમાંથી વચનામૃતમાંથી સારરૂપ એ જ કહેવાય છે કે સાધુ પુરુષોને સદગુરુઓને મળીને જ્ઞાન પ્રાપ્ત કરો ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત જ્ઞાન મેળવવું સદગુરુને પામીને તો શ્રીમદ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ ચાર શરત મૂકી છે ત્રણ શરત મૂકી છે કે જ્ઞાન મેળવવું છે તો અર્જુન આટલું આટલું કરવું પડે છે તદવિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ને સેવયા પહેલું તો સદગુરુને જઈને પ્રણામ કરવા જ્યાં સુધી નમ્રતા ન આવે ત્યાં સુધી જ્ઞાન આવે નહીં એટલે તો આપણે જુઓ કે જ્યારે કોઈથી જ્ઞાન લેવાનું હોય છે ત્યારે એને આપણે વ્યાસપીઠ ઉપર બેસાડીએ છીએ અને લેનાર હોય એ નીચે આસન ઉપર બેસે છે પાત્રમાંથી જળ લેવું હોય તો એમણે નીચેના પાત્ર નીચે રહેવું પડે તો જ એમાં જળ આવે જો એ પાત્ર ઊંચું રહે તો એનામાં પાત્રમાં પાણી ન સમુદ્ર છે એ નીચો રહે છે કેટલું ભરે છે એટલે શરીરથી નમસ્કાર કે પ્રણામ નહીં પણ અંદરથી નમી પડવું કે હું ખાલી છું એવો જે નમ્રતાનો ગુણ પ્રણિપાત કરવા પછી તરત કહ્યું કે સેવા કરવી સેવા વગર જ્ઞાન મળતું નથી ખાલી પુસ્તકના થોથાઓથી કે શબ્દ શ્રવણથી જ્ઞાન થતું નથી બહુ અદભુત શરત મૂકેલી છે સેવા કરવી એ સદગુરુની સેવા કરવી સેવા થકી બુદ્ધિ નિર્મળ થાય છે અને બુદ્ધિ નિર્મળ થતા જ્ઞાન ઠરે છે અનેક જન્મથી બુદ્ધિ કુસંસ્કારોથી આવૃત છે માટે સેવા કરવી જ પડે અને સેવાથી સદગુરુ પ્રસન્ન થાય છે ત્યારે પોતાનું સર્વસ્વ જ્ઞાન આપે છે અને ત્રીજી શરત છે કે ખાલી પ્રણામ ખાલી સેવા એટલું જ નહીં પણ પરિપ્રશ્ને વારંવાર એને પૂછી લેવું પ્રશ્નો પૂછવા એકાદ વાર નહીં પરિપ્રશ્ને પ્રશ્નોની હારમાળા કરી દેવી અને પૂછી પૂછીને જ્ઞાન પ્રાપ્ત કરવું જેમ સુરતમાં મહારાજ પધાર્યા ત્યારે અરદેસરજી પારસી હોવાથી આ સંપ્રદાયનું જ્ઞાન મેળવવા માટે મહારાજ જ્યારે નવરા હોય જરા ત્યારે બધા જ પ્રશ્નો પૂછી પૂછીને જ્ઞાન એકત્રિત કરી લીધું અને શ્રીજી મહારાજે એની પ્રશંસા કરી કે યોગ્ય મુમુક્ષુ છે તો મહારાજ એના ઉપર પ્રસન્ન પણ થાય તો હવે વિચાર કરીએ આપણે બધા કે મોટો વર્ગ એવો છે કે ખાલી સદગુરુને પ્રણામ કરી નીકળી જાય છે પણ સેવા અને પરિપ્રશ્ન એ બે શરત પાળતા જ નથી અમુક લોકો એવા છે કે ખાલી દંડવત પ્રણામ નમ્રતા દાખવે છે સેવા પણ કરે છે પણ ત્રીજી વસ્તુ તો જીવનમાં છે જ નહીં પ્રશ્ન નથી ક્યારેય પ્રશ્ન પૂછતા જ નથી પ્રશ્ન ઊભો જ થતો નથી અને જ્યાં સુધી પ્રશ્ન ભાવ જાગે નહીં ત્યાં સુધી અંદર જિજ્ઞાસા હોતી જ નથી ક્યારે પૂછવાનું મન ક્યારે થાય કે કોઈ વિષયમાં જિજ્ઞાસા આવી હોય તો પૂછાય જિજ્ઞાસા વગર પ્રશ્ન ઉઠતો નથી અને જિજ્ઞાસા વગર પાત્રતા થતી નથી પ્રશ્ન ભાવ હોવો જોઈએ જેવી રીતે ભોજન માટે ભૂખ આવશ્યક છે ભૂખ ન હોય તો ભોજન ભાવે એમ જ્ઞાન માટે પણ પ્રશ્ન ભાવ જાગવો પ્રશ્નની ભૂખ જાગવી જરૂરી છે ભૂખ હોય તો ભોજન ભાવે ભૂખ હોય તો ભોજન પચે ભૂખ હોય તો ભોજન જેમાંથી એ પુષ્ટિ કરે એવી જ રીતે અંદરથી પ્રશ્નનો ભાવ જાગે તો જ જ્ઞાન ચર્ચા ભાવે યાને પસંદ આવે સમજ પડે અને જ્ઞાન ચર્ચા એને પચે જો અંદરથી જ ભાવ પ્રશ્નનો એક જુવાળ પેદા થયો હોય જે તે પ્રશ્નનો તો એ પ્રશ્ન ઉપર નિરૂપણ આવે ત્યારે એ વસ્તુ એને એકદમ સમજાય એને પચ્યું કહેવાય વિભાગ પડે નહીતર વિભાગ પડે નહીં જે મોઢામાં કોળિયો મૂકે અને આસપાસથી મોઢામાં રસ જરે પાચક રસ એમ જ્યારે જિજ્ઞાસા પ્રશ્નભાવ જાગ્યો હોય તો જે વિષયનું જ્ઞાન આવતું હોય એ જ્ઞાનની આસપાસના પ્રશ્નો એના મનમાં ઉતરવા માંડે અને એના ઉત્તર પણ આવે એટલે એ જ્ઞાન એને પચે અને પ્રશ્નભાવથી સ્વીકારેલું પચેલું જ્ઞાન એને વિકૃતિ ન આવે નહીતર અપચો જેમ ભોજન કરે અને વિકૃતિ પેદા કરે એમ જો જિજ્ઞાસા ન હોય સત્ય પ્રશ્નનો ભાવ ન હોય તો એ સાંભળેલું જ્ઞાન ગેરસમજણ પેદા કરે અને એ એની તબિયત બગાડી નાખે વિકૃતિ પેદા કરે જે કહેવાયું હોય એના કરતાં કંઈક જુદું સમજાઈ જાય એ એને અપચો થયો ગેરસમજણ થઈ એટલે બહુ મોટી શરત છે પ્રશ્ન થવો જોઈએ આ વચનામૃતનો પ્રશ્ન જે તે વ્યક્તિનો પૂછાયેલો જ થઈને રહી જાય તો આપણને બહુ મજા ના આવે પણ એ પ્રશ્ન આપણો બની જાય તો જ એ પ્રશ્ન સમજાય અને જીવમાં ઠરે અને પ્રશ્નને આગળ પ્રશ્ન ઉપડતો હોય તો તો બહુ અદભુત વાત છે શ્રવણ કરો અને એમાંથી પ્રશ્ન આગળ દોડે આનું કેમ હશે તો એ બહુ મોટી પાત્રતા કહેવાય અને મોટો શ્રોતા કહેવાય જેવી રીતે એ કાગડી એના બચ્ચાને શિક્ષણ આપતી હતી કે જો બેટા મનુષ્ય છે ને માણસ છે બહુ લુચ્ચો છે એટલા માટે આપણો એ દુશ્મન હોવાથી આપણને ભાળે ત્યારે એ પથ્થરથી મારે છે એટલે જ્યારે કોઈ માણસ નીચો નમીને પથ્થર લેવા જાય એટલે તારે સમજી જવું અને તરત જ ઉડીને ફરાર થઈ જવું ત્યારે કાગડીનું બચ્ચું બોલ્યું કે હેમાં એ માણસ પાકો હોય અને હાથમાં કે કેડમાં જ પથ્થર લઈને ઊભો હોય તો નમે તો નહીં જ તો પછી મને કેમ ખબર પડે એટલે એની માએ કીધું જા બેટા હવે તું બધાય વેદ ભણી ઉતર્યો આ પ્રશ્નની આગળ પ્રશ્ન દોડ્યો હવે તું બધું સમજી ગયો હવે તને કાંઈ સમજાવવું ન પડે તને આવો એક પ્રશ્ન ઉઠ્યો ને આવું પણ કરી શકાય છે એટલે હવે તું નહીં છેતરા આ જે છે ને એ જિજ્ઞાસાનો ભાવ છે પ્રશ્ન ભાવ છે અને એ પૂરો થઈ શકે છે વિદ્યાર્થીને ક્લાસમાં શિક્ષક ભણાવતો હોય અને જો વિદ્યાર્થી પ્રશ્ન જ ન કરે તો એ વિદ્યાર્થી હંડ્રેડ પર્સન્ટ પરફેક્ટ છે કે કોઈ દિવસ ચમકે નહીં પાસ થઈ જાય બહુ સારી વાત છે બાકી એ સિતારો ન બને ચમકે નહીં ચમક તો એ જ વિદ્યાર્થીમાં હોય કે શિક્ષકને ઊભા રાખી દે સાહેબ એક મિનિટ સાહેબ એક મિનિટ સાહેબ એક મિનિટ સ્ટેજ આગળ ન ચાલવા દે અને સાહેબને એમ થઈ જાય કે હું પૂરી તૈયારી કરી નહીં આવું તો પેલો જે કાંતિ છે ને મને મૂંઝવશે અને એ જ વિદ્યાર્થી ચમકે એટલે પ્રશ્ન ભાવ છે એ બહુ મોટી પ્રક્રિયા છે અને એનાથી જ ઉપનિષદો ભર્યા છે અને એનાથી સંપૂર્ણપણે વચનામર સુરાખાચર જેવાએ પણ પ્રશ્નો કર્યા છે અદભુત છે પ્રશ્ન વગર જ્ઞાન નથી અને આ એવી સૃષ્ટિ છે અદભુત કે એની સામે નજર દોડાવીએ તો અનેક પ્રશ્નો પરમ પિતાને લગતા પ્રાપ્ત થાય પણ દ્રષ્ટિ હોવી જ જોઈએ અને નિસર્ગમાં આપણે ડુબાવી દે એવું છે સામાન્ય વાત જુઓ કે ન્યૂટન બગીચામાં બેઠો હોય અને સફરજનના વૃક્ષ નીચે બેઠા પછી એક સફરજન ઉપરથી ખરીને નીચે પડે અને ન્યૂટનને એમ પ્રશ્ન થાય કે આ સફરજન નીચે જ કેમ પડ્યું ઉપર કેમ ન ગયું જુઓ કેટલી બધી મોટી શોધ ડિસ્કવર થાય અને ન્યૂટન એના ઉપર થિંકિંગ કરે ચિંતન કરે અને વિશ્વની આગળ ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત મૂકે અને એ જ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંત મુજબ અત્યારે કેટલી મોટી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ ચાલે ચંદ્ર ઉપર જવું હોય તો એ ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતને લક્ષ્યમાં રાખીને જવાય નહીતર એ ગુરુત્વાકર્ષણનું બળ વિંધી અને યાન જઈ ન શકે એક બિલ્ડિંગ બનાવવું હોય તો એમાં ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત કામ લગાડવો પડે કે એનું ગુરુત્વાકર્ષણ બિંદુ ક્યાં છે ગુરુત્વાકર્ષણ રેખા ક્યાં છે એ જો એન્જિનિયર ધ્યાન ના રાખે તો મકાન પડી જાય આટલો મોટો આધાર એક સિદ્ધાંતમાં છે ને એ સિદ્ધાંત આ માણસના પ્રશ્નમાંથી નીકળ્યો ચાયની કેટલી પડી હોય અને એનું ઢાંકણું ખુલ્લું હોય અને ચાય કોલસા ઉપર પડી છે કેટલીમાં અને એનાથી ચાય ગરમ થાય છે પણ ઉપર રહેલું ઢાંકણું થોડું ઢગઢગ ઢગઢગ ઢગઢગ ઢગઢગ થાય છે વરાળને લીધે તો એક માણસ જોયા કરે છે કે આવું બળ કેમ પેદા થાય છે અને એમાંથી આ આગ ગાડીની શોધ થાય કે ના આ વરાળથી એન્જિનો ચાલી શકે છે અને એનાથી આ ટ્રેનના મોટા મોટા મશીનો શોધા સમજાયું ને કે પ્રશ્ન ભાવ બહુ મોટી આપણને ફલશ્રુતિ આપે છે તો સૃષ્ટિમાં એવી નાની મોટી ઘટનાઓ સહિત અનંત પથરાયેલું છે તો એમાંથી એક દ્રષ્ટિબિંદુ બનાવીને નિત્યાનંદ સ્વામી આપણી સમક્ષ એક મોટું રહસ્ય ખોલે છે મેન તમે કેટલી વાર વડ અને પીપળના ડાળખા રોપ્યા હશે અને જોયા હશે પણ કોઈ દિવસ પ્રશ્ન ન થયો આ વચનામૃત વાંચ્યા પછી પણ કેટલાય રોપ્યા હશે અને રોપતા જોયા હશે તોય પ્રશ્ન ન થયો કે આ જે વૃક્ષ ચોંટે છે એમાંથી બીજું વૃક્ષ થાય છે તો એ જીવ છે એ બીજો આવ્યો કે પછી એનો એ જીવ છે તો પછી કપાઈને બે ભાગમાં થયો જો કપાઈને બે ભાગમાં થતો હોય તો અછેદ્યો એમ નૈનમ છિંદંતી શસ્ત્રાણી એવો જે શાસ્ત્રનો સિદ્ધાંત છે એનું શું થયું તો પછી તાત્કાલિકામાં જીવ આવ્યો ક્યાંથી શું આના ઉપર રાહ જોઈને ગુમરાતો હતો કે કઈ રીતે આમાં પરિસ્થિતિ સર્જાણી કોઈ દિવસ વિચાર નથી આવ્યો એ છોડો ગયા રવિવારે આપણે આ વચનામૃત વાંચ્યું હતું છતાં પણ ક્યારેય આવો વિચાર ઉઠ્યો નથી ત્યારે નિત્યાનંદ સ્વામીએ એક સહજ અને છતાં ગંભીર પ્રશ્ન પૂછ્યો કે મહારાજ બતાવો વડ પિંપરના ડાળખા રોપીએ છીએ ત્યારે એવો ને એવો વૃક્ષ થાય છે તો એ જીવ બે પ્રકારે થયો બે પ્રકારે થયો તો કપાયો કેમ કારણ કે જીવ કપાતો નથી તો શું પરિસ્થિતિ બની એ અમને બતાવો જેવા પ્રશ્ન કરતા એવા જ ઉત્તરદાતા તો શ્રીજી મહારાજે એમ કહ્યું કે સ્વામી આ વડ પિંપરની ડાળમાં જે પરિસ્થિતિ બની એ સૃષ્ટિ પ્રક્રિયા છે પણ પણ ચાલો હું તમને એના સમજવા માટે સારું એ સૃષ્ટિ પ્રકરણ સમજાવું અને પરાત્પર પુરુષોત્તમ નારાયણ એ આખી સૃષ્ટિ પ્રક્રિયા સંપૂર્ણ મેથડ આપી દે છે કે ભાઈ આટલું આટલું આવી જ રીતે થાય છે અને એટલું મોટું રહસ્ય સરળ રીતે વચનામૃત વાંચીએ તો એમાં બહુ હાથ ન લાગે પણ એટલું મોટું રહસ્ય આમાં મૂક્યું છે અદ્ભુત છે તો શ્રીજી મહારાજે પ્રારંભ બિંદુથી શરૂ કર્યું કે ભગવાનની પુરુષ અને પ્રકૃતિ બે શક્તિઓ છે એનું ગ્રહણ કરીને સૃષ્ટિનો પ્રારંભ કરે છે ત્યારે એમાંથી અનંત કોટી પ્રધાન પુરુષ પેદા થાય છે એમાંથી એક પ્રધાન પુરુષ છે એમાંથી મહત્તત્વ પેદા થયું મહત્તત્વમાંથી અહંકાર થયો ને એમાંથી જે પાંચ ભૂત આદિ તનમાત્રાઓ સહિત તત્વો નીપજ્યા અને બધા જ તત્વો મળીને એક વિરાટ પુરુષનું પ્રગટીકરણ થયું શ્રીજી મહારાજે સીધું જ વિરાટને મૂક્યા છે પણ વચ્ચેની આ પ્રકૃતિ આગળ કહેવાય છે તો એ પુરુષ પ્રકૃતિ દ્વારા એ વિરાટ રૂપનું પ્રગટીકરણ થયું હવે મહારાજ ત્યાંથી સૃષ્ટિનો જે એક મેથડ છે એ સમજાવે છે કે સ્વામી તમે તો વડ પિંપળના ડાળખાની વાત કરો છો પણ આ બ્રહ્માંડ જ આશ્ચર્યકારી રીતે નીપજે છે જુઓ ને કે વિરાટનું સર્જન થયું તો એ વિરાટના અંગમાંથી બ્રાહ્મણ કલ્પને વિશે બ્રહ્માદિક સ્તંભ પર્યંત સૃષ્ટિ થઈ વિરાટના અંગમાંથી સૃષ્ટિ થઈ તો વિરાટના અંગમાંથી ભાગવતના દ્વિતીય સ્કંધમાં છઠ્ઠા અધ્યાયમાં બહુ વિસ્તૃત રીતે આ સૃષ્ટિની નિરૂપણતા છે જિજ્ઞાસુએ જોઈ લેવું પણ કઈ રીતે તો વિરાટના અંગમાંથી સૂર્ય ચંદ્ર નક્ષત્રો સાગરો પહાડો નદીઓ દિગપાલો લોકપાલો ટૂંકમાં એમ સમજીએ આપણી બુદ્ધિ પ્રમાણે તો સારું એ આ એક વ્યવસ્થા તંત્ર વિરાટના અંગમાંથી નીકળ્યું શાસક પક્ષ એ આખો એ વિરાટના અંગમાંથી નીકળ્યો એના લલાટમાંથી રુદ્ર પેદા થયા વિરાટના એના હૃદયમાંથી વિષ્ણુ પ્રગટ થયા અને વિરાટની નાભીમાંથી બ્રહ્મા પેદા થયા અંગમાંથી ડૂંટીમાંથી એક કમળ ફૂટ્યું લ્યો બોલો ડૂંટીમાંથી કમળ ફૂટ્યું અને એ કમળમાંથી બ્રહ્મા પ્રગટ્યા સ્વામી જુઓ તો ખરા ક્યાં તમારો વડ પીપળો અને ક્યાં ડૂંટામાંથી બ્રહ્મા નીકળ્યો અને એ પાછો એ કમળનો નાળ કેવો નીકળ્યો ડૂંટામાંથી કે બ્રહ્મા સો વર્ષ સુધી દોડ્યો તોય નાળનો અંત ન આવ્યો આ મોટું ડીંડલું કેવડું તો આ સૃષ્ટિ નો બ્રાહ્મકલ્પ પ્રથમ કલ્પ એમાં વિરાટના અંગમાંથી સૃષ્ટિ નીકળી આ પ્રમાણે બ્રાહ્મકલ્પ એ એને આપણે સમજીએ તો કલ્પના બે અર્થ થાય છે કલ્પ એટલે સમય અને કલ્પ એટલે આચાર અહીંયા સમયના સંદર્ભમાં કલ્પ વપરાયો છે તો બ્રાહ્મકલ્પ શું છે કે જે સમયના પીરિયડમાં બ્રહ્માનું સર્જન થયું એ પીરિયડને બ્રાહ્મકલ્પ એવું નામ અપાયું બ્રહ્મા બ્રાહ્મ બ્રાહ્મ એટલે બ્રહ્માને લગતું કલ્પ એટલે સમય તો એ જે સમય છે એને નામ આપ્યું બ્રાહ્મકલ્પ જેમ આપણે પડવો બીજ ત્રીજ ચોથ પાચમ છે ને આપણી કાળગણના છે એમ બ્રહ્માંડ પરત્વેની કાળગણના છે પડવો બીજ ત્રીજ જે કહીએ એમ બ્રાહ્મકલ્પ છે પાદ્મકલ્પ છે વારાહકલ્પ છે એવી રીતે આખા સૃષ્ટિના કાર્ય અને ઘટનાને ભેદે જે તે સમય પીરિયડના નામ આપાયેલા છે એટલે એનો પડવો ગણો તો એ બ્રાહ્મકલ્પ છે તો બ્રાહ્મકલ્પમાં વિરાટ પુરુષે અંગમાંથી સૃષ્ટિ પેદા કરી હવે પાદ્મકલ્પને વિશે બ્રહ્માએ કશ્યપાદિક પ્રજાપતિ એની સૃષ્ટિ કરી પાદ્મકલ્પ પદ્મ એટલે કમળ અને કમળમાંથી થયા એટલે બ્રહ્મા એટલે પાદ્મનો અર્થ બ્રહ્મા થાય પદ્મમાંથી થયા માટે પાદ્મ કહેવાય જેવી રીતે જનકના પુત્રી એટલે જાનકી કહેવાય એવી રીતે પદ્મનો પુત્ર હોવાથી પાદ્મ કહેવાય તો એ પાદ્મ એટલે બ્રહ્માનું નામ છે હવે બ્રહ્માએ જે સૃષ્ટિ પોતે હવે આગળ વધારી એ જે સમય છે એને શું નામ આપ્યું પાદ્મકલ્પ તો પાદ્મકલ્પને વિશે બ્રહ્માએ કશ મરીચાદિક પ્રજાપતિ કશ્યપ પ્રજાપતિ દક્ષાદિક પ્રજાપતિ અને એમાંથી દેવ દૈત્ય મનુષ્ય પશુ પક્ષી સ્થાવર જંગમ આખી સૃષ્ટિનો વિસ્તાર કર્યો અને સારું એ બ્રહ્માંડ જીવથી ભરાઈ ગયું અનંત જાતની સૃષ્ટિ આવી પડી સૃષ્ટિ ચાર રીતે પ્રવર્તી સૌ પ્રથમ બ્રહ્માએ માનસ સૃષ્ટિનો પ્રારંભ કર્યો મનમાં સંકલ્પ કરે અને પુત્રાદિક પ્રાપ્ત થાય પછી દ્રષ્ટિ સૃષ્ટિનો પ્રારંભ થયો સ્ત્રીની સામે નજર કરે અને સ્ત્રીથી કે સ્ત્રી થકી પુત્રાદિ પ્રાપ્ત થાય પછી સ્પર્શ પદ્ધતિ આવી કે સ્ત્રીનો સ્પર્શ કરે અને પુત્રાદિકની પ્રાપ્તિ થાય અને પછી મિથુની સૃષ્ટિ આવી કે સ્ત્રી પુરુષના વિહાર પછી પ્રજનનથી સૃષ્ટિનો નિપજ થાય આ ચાર પ્રકારની સૃષ્ટિ અત્યારે મિથુની સૃષ્ટિ આ પૃથ્વી ઉપર ચાલી રહી છે તો આવી રીતે સારું એ બ્રહ્માંડ જીવસૃષ્ટિથી ભરાઈ ગયું આ એની ઉપજ થઈ અહીંયા એક પ્રશ્ન એ થાય કે કોઈ દેવ બન્યા કોઈ દૈત્ય બન્યા કોઈ દેવના રાજાઓ બન્યા કોઈ પશુ બન્યા કોઈ પક્ષી બન્યા કોઈ વૃક્ષ બન્યા કોઈ કીટભ્રંગ બન્યા તો આવી જે સૃષ્ટિ થઈ એમાં જે દેવો બન્યા કે દેવનો રાજા બન્યા કે અહીંયા પૃથ્વીનો રાજા બની ગયા એ તો ખાટી ગયા ને સીધે સીધા અને જે બિચારા પશુ પક્ષી ઝાડ વૃક્ષાદીમાં ગયા એ તો બિચારા મરી ગયા કારણ કે એને તો સીધે સીધું કંઈ મળ્યું જ નહીં એટલે આપણને એમ થાય કે આવું અસમાનપણું કેમ કોઈ દૈત્ય થઈ ગયા કોઈ દેવ થઈ ગયા એ સ્વર્ગમાં જઈને જલસા ફટકારવા માંડ્યા લે અપસરાઓના ગાન ને તાન ને માન ને તાશેરા અને અહીંયા હેરાન થવાનું આવો અન્યાય કેમ બળવો પુકારવો જોઈએ સંમેલન મિલાવવું જોઈએ તો એ પ્રશ્ન વરતાલના છઠ્ઠા વચનામૃતમાં ચીમનરાવજી મહારાજને પૂછ્યું કે હે મહારાજ આ સૃષ્ટિનો પ્રારંભ થાય છે ત્યારે આવી બધી ગોઠવણ થઈ જાય છે અને ચિત્ર વિચિત્રપણું થાય છે તો ભગવાને અન્યાય કર્યો ન કહેવાય અસમાનતા અસમાનતાપણું ભગવાનમાં આવ્યું અને બીજું નિર્દય પણ આવ્યું કારણ કે કોઈના ઉપર દયા કરીને કોઈના ઉપર દયા ન કરી આવો ભગવાન કેવો ત્યારે મહારાજે ચિમન રાવજીને ત્યાં એમ કહ્યું કે ચિમન રાવજી તમને પ્રશ્ન પૂછતા ન આવ્યો <laughs> પ્રશ્ન પૂછતા ના આવ્યો મૂળ વાત એવી છે કે જ્યારે પ્રલયકાળ પછી સૃષ્ટિનો પ્રારંભ થાય છે તો પ્રલયકાળમાં માયાના ઉદરમાં જીવ જે બધા સમાયા છે એ કારણ શરીરે સહિત સમાયા છે તો કારણ શરીર છે એ સંચિત કર્મે યુક્ત છે એટલે જ્યારે સૃષ્ટિનો પ્રારંભ થાય છે ત્યારે એના પૂર્વ જે સંચિત કર્મ છે એને અનુસારે જ ભગવાન કર્મ ફળ પ્રદાતા છે એટલે જે તે જગ્યાએ એને દેહ પ્રદાન કરે છે બાકી પોતે કંઈ વાપરતા નથી એના જ છે અને એના ભોગવે છે એવા કર્મ કર્યા છે તો દેવલોકમાં જાય છે એવા કર્મ કર્યા છે તો કીટભ્રંગમાં જાય છે એવા કર્મ કર્યા છે તો એ મનુષ્યમાં રાજાદિક પણ થાય છે પણ એનો બધો પૂર્વ સંચિત કર્મ સાથે જ હતા એટલે ભગવાન નિર્દય પણ નથી અને વિષમભાવી પણ નથી ઠીક છે એટલા માટે અહીંયા પણ એક કહ્યું કે ભગવાને જ્યારે આ સૃષ્ટિ કરી ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન તે પુરુષ પ્રકૃતિ રૂપ જે પોતાની શક્તિ તેણે સહિત થતા જીવ જીવ પ્રત્યે અંતર્યામી રૂપે રહ્યા છે અને જે જીવે જેવા કર્મ કર્યા છે તે જીવને તેવા દેહને પમાડે છે એટલે હવે ત્રણ શક્તિ ધ્યાનમાં આવી બે તો હતી જ પુરુષરૂપ શક્તિ હતી પ્રકૃતિરૂપ શક્તિ હતી અને ત્રીજી અંતર્યામી શક્તિ આવી જુઓ આ જે સૃષ્ટિમાં કામ થઈ રહ્યું છે એમાં ત્રણ શક્તિ કામ કરે છે એકલી પુરુષ પ્રકૃતિ કામ નથી કરતી પણ એક ત્રીજી અંતર્યામી શક્તિ પર પુરુષોત્તમની છે એ આ સૃષ્ટિમાં કામ કરે છે અને એમાં જ મોટું રહસ્ય છે તો પુરુષ અને પ્રકૃતિ એ બે શક્તિથી આપણો દેહ સર્જાય છે આ બધા જે દેહ નિર્મિત થાય છે પુરુષ અને પ્રકૃતિથી થાય છે પણ અંતર્યામી શક્તિથી જીવની વ્યવસ્થા થાય છે દેહ બન્યા પછી કયા દેહમાં કેને ઘાલ દેવો એ ભગવાનની અંતર્યામી શક્તિ કારણ કે અંતર્યામી શક્તિ એના કર્મફળ પ્રમાણે એને વિભાગીકરણ કરે છે પુરુષ પ્રકૃતિ શક્તિથી દેહનું સર્જન થાય છે જીવ પ્રાણી માત્રના અને ભગવાનની અંતર્યામી શક્તિથી એના કર્મોનું વિભાગીકરણ થાય છે એ પ્રમાણે એને દેહની વ્યવસ્થા મળે છે ત્રણ શક્તિ કામ કરે છે અને કર્મફળ પ્રદાતા પણું ભગવાન એ પુરુષોત્તમ નારાયણ પોતાની પાસે જ રાખે છે બાકી અક્ષર પર્યંત કોઈને પોતાનું કર્મફળ પ્રદાતા પણ સુપ્રત કરતા નથી બાકી બધું અનંત બ્રહ્માંડોનું સર્જન વિસર્જનની પ્રક્રિયાઓ આપે છે પણ જગત વ્યાપાર એટલે કર્મ ફળ પ્રદાતા પણ કોઈને આપતો નથી જો આપે તો મોટો ગોટાળો થાય અને લાંચ શરૂઆત થઈ જાય એટલે એ પોતે સર્વ સત્તા હાથમાં રાખીને જ બેઠા છે ગમે તેવો મુક્ત થાય કે ગમે તેવો અક્ષર જેવો થાય તો પણ કર્મફળ પ્રદાતા પણ આ ફાઇલ તો કોઈને આપતા જ નથી કોઈને દેખાડતા નથી અને ક્યારેય લીક કરતા નથી પોતાની પાસે જ રાખે છે એટલે આપણે બધા નિર્ભય છે કે આમાં આપણને કોઈ હેરાન નહીં કરે તો ત્રણ શક્તિ કર્મફળ પ્રદાતા એની જે બાબત છે પુરુષોત્તમની પાસે છે નારાયણ પાસે છે તો હવે જે આ કર્મનો વિભાગ થાય છે એને પણ શ્રીજી મહારાજ થોડો વ્યવસ્થિત વિસ્તૃત સમજાવે છે કે આ જે કર્મનું વિભાગીકરણ થાય છે એમાં જીવ જે કર્મ કરે છે એ અમુક કર્મો છે એને સત્વગુણપણે કર્યા છે અમુક કર્મ એને રજોગુણ પ્રમાણે કર્યા છે અમુક કર્મ છે એને તમોગુણ ભાવે કર્યા છે માટે થોડો વિભાગ પડી જાય છે નહીતર આ ચિત્ર વિચિત્રપણું ન થાય પણ આ ગુણનું કારણ છે તો હવે આપણે એ સમજી લઈએ કે સત્વગુણ સત્વગુણી કર્મ કેવા હોય રજોગુણી કર્મ કેવા હોય અને તમોગુણી કર્મ કેવા હોય આપણે ધ્યાન તો રાખવું પડશે ને બીજો દેહ લેવો છે ધ્યાન તો રાખવું પડશે ને એકાંતિક ભક્ત હશે તો પછી કોઈ સવાલ નથી બાકી તો આ ધ્યાન રાખવું જ પડશે ત્રણ ગુણથી પર થયા વગર તો અક્ષર પદમાં જવાતું નથી પણ જ્યાં સુધી એ ભાવ નથી તો ત્રણ ગુણનું પણ સમજ રાખવી પડે તો સત્વગુણી કર્મ બહુ જ ટૂંકમાં જે ક્રિયાથી જ્ઞાન વધે જે ક્રિયાથી ચિત્તની શાંતિ વધે જે ક્રિયાથી ચિત્તની નિર્મળતા વધે એ પ્રવૃત્તિ સત્વગુણી પ્રવૃત્તિ છે એમ સાબિત રાખો એને એમ પણ કહી શકાય કે સેવા દાન તપ અને સ્વાધ્યાયમય જે પ્રવૃત્તિ છે એ સત્વગુણી પ્રવૃત્તિ છે અને એ ઉત્તમ છે બીજી રજોગુણી પ્રવૃત્તિ એ કઈ છે તો કે જે પ્રવૃત્તિથી ચંચળતા વધે અપ્રસન્નતા વધે અસ્થિરતા વધે અને તૃષ્ણામાં વધારો થાય એ બધી જ પ્રવૃત્તિ રજોગુણાત્મક છે રજોગુણી પ્રવૃત્તિ છે એને એ રીતે પણ કહી શકાય કે વિષય ભોગ અને લોભની પ્રવૃત્તિ એ રજોગુણિક પ્રવૃત્તિ છે વિષય ભોગ આ ભોગવી લઉં તે ભોગવી લઉં આ ખાઈ લઉં આ પી લઉં આ મેળવી લઉં એ જે વિષય ભોગ સ્ત્રીયાદિક તમામ સહિત તો એ વિષય ભોગ અને દ્રવ્યાદિકને એકત્રુ કરીને લોચો કરી રાખવો એવી જે વૃત્તિ છે એના માટે જે પ્રવૃત્તિ થાય છે એ રજોગુણિક પ્રવૃત્તિ છે એટલે લોભ છે ત્રીજી તમોગુણી પ્રવૃત્તિ એ છે કે જેનાથી જડતા વધે જેનાથી મૂઢતા વધે જેનાથી અજ્ઞાન વધે અને જેનાથી સત અને અસતનો વિવેક નાશ પામે એવી જે પ્રવૃત્તિ છે એ તમોગુણી પ્રવૃત્તિ છે એટલે એમ કહી શકાય કે ક્રોધ અને હિંસામય પ્રવૃત્તિ એ તમોગુણી પ્રવૃત્તિ છે હવે ત્રણેયને એક એક વાક્યમાં પણ જોઈ શકાય સત્વગુણી એટલે જે બીજાને સુખ આપવા માટે જે પ્રવૃત્તિ કરતો હોય બીજાના સુખનો વિચાર કરતો હોય એ સત્વગુણી પ્રવૃત્તિ છે રજોગુણી પોતાના જ સુખનો વિચાર કરતો હોય હું જ ભોગવી લઉં અને હું જ સુખી થઈ જાઉં બીજાનું જે થવું હોય તે થાય એવો જે પ્રવૃત્તિશીલ માણસ છે એ રજોગુણી છે સત્વગુણી તો પોતાનું છોડીને બીજાને દાન આપે છે ભાઈ તમે સુખી થાઓ પોતાનો ભોગ ઓછો કરીને બીજાને માટે જતું કરે એ સત્વગુણી છે બીજાનું પણ પડાવી લે અને પોતાના ભોગમાં આનંદ માને એને રજોગુણી કહેવાય અને તમોગુણી એ છે કે બીજાને સુખ નહીં પોતાનું સુખ નહીં પણ બીજાને દુઃખ આપવામાં જેને રસ છે એ તમોગુણી છે મારી નાખું હું ભલે હેરાન થાવ પણ એકવાર તો તારું ડાંઠું કાઢી નાખું લે આ તમો ગુણી પ્રવૃત્તિ છે પોતે હેરાન થાય અને બીજાને પણ હેરાન કરે પોતે પણ મરે અને બીજાની પણ હિંસા કરે એ તમો ગુણી છે તો રજોગુણ તમોગુણ ગુણ સત્વ ગુણથી જે કર્મ પ્રવૃત્તિ થઈ એના પ્રમાણે આ બધા દેહનું વિચિત્ર ચિત્રપણું થયું હવે આપણે જે આ વડપીંપરનો જવાબ છે ને એને ધીમે ધીમે નજીક જઈએ છીએ તો હવે જે દેહનું વિભાગીકરણ થયું એમાં મહારાજે એમ સમજાવ્યું કે જે વિભાગ પડ્યો એમાં પણ ચાર ભેદ પડે છે ત્રણ ગુણથી કર્મનો વિભાગ થયો હવે એ જે ગુણનો વિભાગ કર્મનો વિભાગ પડ્યો તો એના માટે દેહની પણ વ્યવસ્થા હોય ને એ પ્રમાણે એટલે એનામાં પણ ચાર ભેદ પડ્યા અને એ પ્રકારે ચાર વ્યવસ્થા ભગવાને સૃષ્ટિમાં મૂકી છે તો એ કયા કયા તો જે દેહ આપે છે કર્મના અનુસારે એમાં ચાર વિભાગ પ્રમાણેના દેહની વ્યવસ્થા ગોઠવી જીવને માટે તો એક પેલો જરાયુજ બીજો અંડજ ત્રીજો સ્વેદજ અને ચોથો ઉદ્ભિદ જાતિનો પ્રકાર કુલ જે આ બ્રહ્માંડની અંદર જે જીવ દેહ ધારણ કરે છે એની કુલ ટોટાલિટી ચોરાસી લાખ યોની છે આજે જર્મનીમાં ગણતરી પણ શરૂ થઈ ગઈ છે કે આ ભારતીય લોકો ચોરાસી લાખ ચોરાસી લાખ કર્યા કરે છે તો ખરેખર છે કે પછી બમગોળા છે તો છેલ્લી માહિતી અનુસાર એ લોકોએ ત્રીસ લાખ જેવી ગણતરી કરી લીધી છે કે ત્રીસ લાખ તો હાથ આવી છે હજી કાઉન્ટ ચાલુ છે જ્યારે છેલ્લો ફોન આવશે ત્યારે હું જણાવીશ તો ચોરાસી લાખ યોની છે એમાં ચાર વિભાગ પડ્યા એટલે એકવીસ એકવીસ લાખની એક એકમાં વ્યવસ્થા રાખી ભગવાન કેવું ગણિતને ન્યાય આપે છે એકવીસ એકવીસ લાખ એકવીસ લાખ જાતની યોની એટલે એકવીસ લાખ પ્રકારના દેહની વિવિધતા એ જરાયુજમાં છે એવી જ એકવીસ લાખની વિવિધતા અંડજમાં છે એવી જ એકવીસ લાખ દેહની વ્યવસ્થા સ્વેદજમાં છે અને એવી જ એકવીસ લાખની દેહની વ્યવસ્થા ઉદ્ભીજમાં છે આ એને ક્યારે આવી બધી ડિઝાઇન કરી છે હવે જરાયુજ કોને કહેવાય અંડજ કોને કહેવાય સ્વેદજ કોને કહેવાય ઉદ્ભીજ કોને કહેવાય એનું ટૂંકમાં જરાયુજ આપણે બધા જરાયુજ દેહી છે જર એટલે જે ઓર જન્મ થાય ત્યારે જે જર સાથે બહાર આવે ઓર સાથે જે બહાર આવે એક પાતળું પડ હોય છે અને અંદર પાણી ભર્યું હોય એવી રીતે જે જન્મે બાળક કે કોઈ એને જરાયું જ યોની કહેવાય તો મનુષ્યનો જન્મ જરાયું જ છે એક પાતળા કવરની અંદર હોય છે ને એ આવરણ હોય છે જેને ઓર કહેવાય છે એમ ગાય ભેંસને બચ્ચું આવે તો એ પણ વાછડું હોય છે એ પણ ઓરથી મીટળાયેલું હોય છે જેને જર પડી એમ કહેવાય છે જર કે છે તો એ જરાયુ જ આ બધી દેહની વ્યવસ્થા છે આપણે જરાયુ જ યોનિમાં છીએ પશુઓ ગાય ભેંસ જરાયુ જ યોનિમાં છે એમાં એકવીસ લાખ છે બીજો જે પ્રકાર છે એ અંડજ છે ઈંડું પેલા મુકાય માદા છે એ ઈંડું મૂકે અને અમુક સમય પછી એમાં બચ્ચું તૈયાર થાય અને પછી એ કોચલું ફૂટે ને એમાંથી સરસ મજાનું પક્ષી તૈયાર થાય એ જે વ્યવસ્થા કેવું છે ઈંડું હોય તો બિલકુલ પાણી માતાના ઉદરમાં બહાર આવ્યા પછી એનું પાછું વિસ્તૃતિકરણ થાય અને એમાં ધીમે ધીમે એ બચ્ચું તૈયાર થાય ખબર નહીં એ માદાને માતાને ખબર પડતી હોય એટલે એ કોચલું ફોડીને બચ્ચાને બહાર કાઢે અને એવું ને એવું પક્ષી નિર્માણ થાય તો આ ઈંડામાંથી થાય એટલે અંડમાંથી થાય એટલે અંડજ યોની કહેવાય એવી એકવીસ લાખ યોની અંડજમાં છે પછી સ્વેદ જ ન તો માતાના ઉદરમાંથી પેદા થાય ન તો કોઈ ઈંડામાંથી પેદા થાય પણ સ્વેદ એટલે પરસેવો પરસેમાંથી દેહ પરસેવામાંથી દેહનું નિર્માણ થાય આ કેટલી અદભુતકારી સૃષ્ટિ છે ન માતા પિતાની કોઈની જરૂર નહીં આપણો પરસેવો એમાંથી લીંક ટોલા પેદા થાય આપણે એના માતા પિતા છીએ ટોલાના માતા પિતા છીએ આપણા થકી એનો જે દેહ થકી જેનો દેહ પેદા થાય એનો એ બાપ કહેવાય તો આપણે કઈ નહીં તો સાધુ હોય ટોલાના બાપ છે પણ એને માથે અસ્ત્રો ફેરવે છે એટલે મૂંડો થઈ જાય એટલે ટોલા ક્યાં પડે એટલે એને ટોલા રામ કહેવામાં આવે છે ટોલાને જન્મ નથી આપતા તો એ સ્વેદ એટલે પરસેવામાંથી જે દેહ પેદા થાય છે ટોલા જૂ માકડ ચાંચડ ખાટલામાં માકડ થાય છે પરસેવામાંથી થાય છે જેવી રીતે આપણામાં પરસેવાથી પેદા થાય છે એવી રીતે પશુ પક્ષીનો પસીનો છે ને એમાંથી પણ નાની અનંત પ્રકારની જીવસૃષ્ટિ પેદા થાય છે અને એ ઝીણી જોઈ નથી શકતા પણ મોટી જોઈ શકીએ છે ગાય ભેંસને જે ઈતૈડી અને ગીંગોડા થાય છે એ પ્રસ્વેદમાંથી પેદા થાય છે તો મનુષ્યો પક્ષીઓ પશુઓના સ્વેદમાંથી જે યોની પેદા થાય છે એટલી જ છે તો ના ધરતીને પણ જે ભાપ થાય છે બાફ થાય છે એ ધરતીનો જે પસીનો છે એમાંથી પણ જીવજંતુઓ પેદા થાય છે ધરતીની બાફમાંથી એટલે જેમ વરસાદ પડ્યો કે ન પડ્યો ને પાંખવાળા અનેક તીતલા પતંગી આવી પડે છે એ શું છે એ ધરતીના પરસેવામાંથી આ બધી સૃષ્ટિ આવે છે અતિ આશ્ચર્યકારી સૃષ્ટિ એક વરસાદ પડે ને ક્યાંથી અનંત કીડા મકોડા પાંખવાળા આવી જાય ઘણીવાર વરસાદની સાથે નાની નાની દેડકીઓ પણ ટપોટપ પડે ક્યાંથી આવે છે એ પરસેવો વાયુનો જે બાપ છે એમાંથી પણ દેહ પેદા થઈ જાય ભગવાન કેવી રીતે સૃષ્ટિ બનાવે છે સૃષ્ટિ કરતાનું અદભુત રહસ્ય છે તો સ્વેદજ અને ત્યાર પછી આવ્યું ઉદ્ભીજ જાતિ ઉદ્ભીજ એટલે જે વૃક્ષો ઉગે જુવાર રોપો અને એમાંથી જુવારનો છોડ થાય ઘઉં રોપો ઘઉંના દાણા નાખો અને એમાંથી સરસ મજાના ઘઉંના છોડ થાય આ બીજમાંથી જે સૃષ્ટિ ધરતી ફોડીને ઉગી નીકળે એને ઉદ્ભીજ સૃષ્ટિ કહેવાય આ ચાર પ્રકારે દેહની વ્યવસ્થા થઈ એ મહારાજ કહેતા કહેતા પણ બીજું રહસ્ય પણ છતું કરે છે તો એમાં એમ કહ્યું કે પૂર્વ જન્મને વિશે કેટલાક કર્મ સત્વગુણ પ્રધાનપણે કરીને કર્યા છે કેટલાક કર્મ રજોગુણ પ્રધાનપણે કેટલાક કર્મ તમોગુણ પ્રધાનપણે કરીને કર્યા છે તે કર્મને અનુસારે એ જીવને એ ભગવાન જે તે ઉદ્ભિદ જાતિના જે દેહ જરાયુજ જાતિના જે દેહ સ્વેદજ જાતિના જે દેહ અને અંડજ જાતિના જે દેહ તેને પમાડે છે અને સુખ દુઃખ રૂપ જે કર્મ તેના ફળને પમાડે છે અને તે જીવના કર્મને અનુસારે તેના દેહ થકી બીજા દેહને સૃજે છે ત્રણ બાબત આમાં મૂકી એક કર્મને અનુસારે એના દેહનું સર્જન કરે છે બીજું કે એ દેહનું સર્જન કર્યું સાથે સાથે એના કર્મને અનુસારે એ દેહ થકી જે સુખ દુઃખ મળવાના છે એનું પણ નિર્માણ કરે છે જેટલું સુખ મળવાનું છે એટલું પણ કર્મ પ્રમાણે અપાવે છે જેટલું દુઃખ મળવાનું છે એટલું પણ કર્મને અનુસારે અપાવે છે તો દેહ સર્જાવે છે બીજું દેહ સંબંધિત સુખ દુઃખ કર્મના ફળ એને પમાડે છે અને ત્રીજી બાબત કે એ દેહ થકી બીજા દેહને પણ કર્મને અનુસારે પેદા કરે છે બીજો કારણ કે સૃષ્ટિનો વંશ ચાલુ રાખવો છે તો જેના થકી બીજા દેહને બીજા જીવને દેહ સહિત એને આગળ લાવવો છે તો જ્યાં જેનો કર્મનો સંબંધ છે એવી રીતે એનાથી એના બીજા દેહનું સર્જન કરાવે છે ત્રણ રીતે વ્યવસ્થાના સૂત્રો શ્રીજી મહારાજે બતાવ્યા ઠીક છે એક દેહથી બીજા દેહ ગાયમાંથી ગાય વાછડું બળદ માણસમાંથી માણસ જેવો માણસ વૃક્ષમાંથી વૃક્ષ જેવું વૃક્ષ પણ કઈ રીતે સર્જે છે તો જે રીતે દેહને ઉપજાની રીતિ છે તે પ્રમાણે દેહને ઉપજાવે છે પછી એના દાખલો આપ્યો કે જેમ કશ્યપ આદિ પ્રજાપતિના દેહ થકી અનેક જાતિના દેહને સૃજતા હવા તેમ એના એ ભગવાન સમગ્ર જીવજીવ પ્રત્યે રહ્યા થકા એ દેહ થકી જેમ ઉપજાની રીતિ હોય તેમ બીજા દેહને ઉપજાવે છે આ પ્રમાણે કહ્યું તો કશ્યપ પ્રજાપતિની વાત કશ્યપ પ્રજાપતિ એને તેર પત્નીઓ હતી એ તેર પત્નીઓથી એણે વિવિધી સૃષ્ટિ કરી પણ જેનાથી જે પેદા થાય એવી સૃષ્ટિ કરી તો તેર પત્નીઓનું થોડું ટૂંકમાં આપણે જોઈએ તો એમની દીતિ નામની જે પત્ની હતી એના થકી દૈત્યો પેદા કર્યા કશ્યપે અદિતિ થકી આદિત્યો એટલે કે દેવતાઓ પેદા કર્યા ધનુ નામની સ્ત્રી થકી દાનવો પેદા કર્યા વિનતા નામની જે પત્ની હતી એના થકી પક્ષીઓ પેદા કર્યા આજે ગરુડ છે એ વિનતાનો પુત્ર છે તો પક્ષીઓની સૃષ્ટિ પેદા કરી વિનતા થકી અને સુરસા થકી સર્પોની સૃષ્ટિ પેદા કરી સુરસા નામ અહીન હૈ તે માતા જે હનુમાનજીને ગળવા માટે આવે છે લંકા જાય છે ત્યારે એ સુરસા થકી એને સર્પોની સૃષ્ટિ કરી અને કદ્રુ નામની પત્ની થકી નાગ સૃષ્ટિ કરી અને સુરભિ નામની પત્ની થકી ગાય બળદ આદિ પ્રાણીઓની સૃષ્ટિ કરી આવી રીતે તેરે પત્નીઓનો વિસ્તાર પદ્મ પુરાણના ખંડમાં વિસ્તારથી કરીને બતાવ્યું છે આપણે આટલું ટૂંકમાં જોયું તો જે રીતે જેના થકી જેવી રીતથી ઉપજવાની પદ્ધતિ છે એ પ્રમાણે દેહ થકી દેહને ઉપજાવે છે રીત બરાબર મેથડને ચાલે છે તો એ સમજવાનું છે કે જેમ ઉપજાની રીતિ છે એમાં શું સમજવું તો એમાં પહેલું કે ગાય થકી ગાયનો જન્મ થાય દેહ સર્જાય મનુષ્ય થકી મનુષ્ય વૃક્ષ થકી વૃક્ષ પક્ષી થકી પક્ષી આ પ્રમાણે જ સૃષ્ટિ ચાલે પછી ગાયને પેટ માણસ ન જન્મે અને માણસને પેટે બકરું ન જન્મે એમાં જરાય ગડબડ નથી થતી જેમ ઉપજાની રીતિ છે એમ જ ઉપજાય જાડવાથી જાડવું જ થાય પણ જાડવે એક એવો ટેટો બંધાય અને પછી થોડા દિવસો આપણે જોઈ રહેવાનું અને જે દિવસે રડવાનું શરૂ કરે એમ હવે બાબલો પાકી ગયો ઉતારી લ્યો જાડવે છોકરા ન ટપકે માણસ થકી માણસ થાય વૃક્ષમાંથી વૃક્ષ થાય આ ઉપજાની રીતિ છે બીજી બાબત કે જે જરાયુજ છે તો પછી જરાયુજ પદ્ધતિથી જ દેહ પેદા થાય જે યોની અંડજ યોની છે તો પછી અંડજની યોનીથી જ પેદા થાય પક્ષી ક્યારેય પણ જરા જુદ બચ્ચું ન મૂકે ઈંડું જ મૂકે એ પક્ષીને પેટે પછી ઈંડા પહેલાનું બચ્ચું તૈયાર માના ઉદરમાં થાય અને જન્મે એ રીત નહીં આવે એમ મહારાજ કે ઈંડું એટલે ઈંડું જ અંડજમાં પછી ઈંડાઓની જ પદ્ધતિ ચાલશે અને પશુ અને મનુષ્ય જે યોની છે એમાં જરાયુ જ છે તો પછી ગાય ભેંસ ક્યારે ઈંડું નહીં મૂકે કે અમારી ગાયે હમણાં એક ત્રણ કિલોનું ઈંડું મૂક્યું છે અને હમણાં સેવવા બેઠી છે કોર્ટમાં જાતા નહીં એક મહિનો એ સેવે ને ત્યાર પછી એમાંથી શિંગડા ઉછાળતું એક વાછડું બહાર નીકળે આવું ન થાય બાપા બસ જરાયુજમાંથી જરાયુજ અંડજમાંથી અંડજ થાય અને ત્રીજી બાબત કે ગર્ભસ્થ એટલે કે ઉદર થકી ગર્ભાશય થકી જન્મ છે તો એ પદ્ધતિથી એ યોનિઓ એ જ થકી જન્મે મનુષ્યનો જન્મ માતાના ઉદરથી ગર્ભાશયથી છે તો પછી બીજા કોઈ અંગમાંથી બાળકનો જન્મ ન થાય બગલમાંથી છ મહિને છોકરું બહાર આવે એવું ન બને જુવાર બાજરો છે ધરતીમાં વાવો એટલે એમાંથી ઉગી નીકળે એ માણસ ખાઈ જાય તેના પેટમાં ઉગે નહીં એ બહાર નીકળી જાય નહીતર હવે એ ક્યાં ખણે ખાચરે રહી ગયો હોય અને પછી ડૂંટીમાંથી ભોડું બહાર કાઢત કરવું શું જેમ બ્રહ્મા નીકળ્યો વિરાટની નાભીમાંથી હવે એમાં બાજરાનો ડુંડો નીકળે આમાં શું કરવું એટલે ભગવાને કર્યું સારું કર્યું છે ને રાજી થયા ને તમે અને જ્યાં સુધી ડુંડું પાકે નહીં ત્યાં સુધી લણાય નહીં આમને ભેળો ફેરવવું એટલે પેટમાં રહી જાય તો પણ ઉગે જ નહીં બહાર નીકળી જાય જે રીત છે એ જ પ્રમાણે ગર્ભાશયથી તો પછી ગર્ભાશયથી પશુ પક્ષીમાં તો એમ જ પક્ષીનું પછી પીછું પડી જાય એમાંથી બચ્ચું ન થાય ગાયના વાળ પૂછડામાંથી ખરી જાય એમાંથી પછી ગાય ન થાય આપણા વાળ પછી રોપો તો એમાંથી છોકરા ન થાય જે રીત છે એ જ રીતે થાય એટલે જરાયુજમાંથી જરાયુજ યોની ચાલી આવે અંડજમાંથી અંડજ યોની ચાલી આવે એ આપણે સમજ્યા એવી જ રીતે સ્વેદજની આશ્ચર્યકારી સૃષ્ટિ પણ સ્વેદજથી ચાલી આવે અને ઉદ્ભિજ જે સૃષ્ટિ છે હવે આપણે બિલકુલ પ્રશ્નના જવાબને પ્રશ્નનો જવાબ આવે છે અને લગો લગાવ્યા છે તો ઉદ્ભિદની જે સૃષ્ટિ ચાલે છે બસ એ જ રીતે ઉદ્ભિદની સૃષ્ટિ ચાલે જે રીતે જરાયુજ ચાલે છે જે રીતે અંડજ ચાલે છે જે રીતે સ્વેદજ ચાલે છે એ જ રીતે ઉદ્ભિદની જે સૃષ્ટિ ઉગી નીકળે છે એવી જે સૃષ્ટિ છે એ એ જ રીતે ચાલે સ્વામી મહારાજ કે છે એ જ રીતે ચાલે અને ઉદ્ભિદ સૃષ્ટિમાં એક પ્રકાર નથી આપણી નજરમાં શું છે કે બસ સૃષ્ટિ આટલા જ ક્રમમાં ચાલે છે બીજું જ્ઞાન નથી એક વસ્તુ એ બને છે અને બીજી વસ્તુ એ બને છે એ પછી જોઈએ તો ઉદ્ભીદની જે ભિન્નતા જુઓ જુવાર બાજરો વાવો અને છોડ ઉગી નીકળે એ તો આપણને સમજાય પછી ક્યાંય રોપ કર્યો હોય અને એ રોપને વાવો અને રોપ ચોંટી જાય બીજું વૃક્ષ થઈ જાય સમજાય પણ વડપીપરનું ડાળખું કાપ્યું થોરનું ડાળખું કાપ્યું અને રોપ્યું ત્યારે જરા પ્રશ્ન થયો કે આમાં વ્યવસ્થા શું થઈ એક કારણ શું કે પક્ષી ઈંડું મૂકે તો આપણને વિચારવાનો પીરિયડ મળે છે હા હવે આમાં બીજો જીવ આવવા માટે ઘણો બધો અવકાશ છે માતાના ઉદરમાં બાળક રહે છે તો નવ મહિના પ્રકૃતિ પ્રક્રિયા થાય છે અને પછી જીવ પ્રવેશ કરે છે અને માતાને પણ ખબર પડે અને વૈદ ડોક્ટરને પણ ખબર પડે કે હવે આમાં જીવ આવી ગયો છે જીવ આવવા માટે એટલો બધો પીરિયડ છે જે આપણી નજરમાં આવે છે પક્ષીના ઈંડામાં એટલે કે અંડજ યોનીમાં પણ આપણને ખબર પડે છે કે જીવ આવે છે સ્વેદજ યોનીમાં પણ કદાચ સમજી શકાય કે એમાં જીવ આવે છે પણ અહીંયા હવે બાજરો જોવા રૂપીએ તો એમાં પણ થોડો ખ્યાલ આવે છે કે આમાં પણ એક કોટો ફૂટવાને અવકાશ એક બે દિવસ ત્રણ દિવસ મળે છે એટલે બીજો જીવ આવે એવી શક્યતા સમજાઈ જાય છે પણ વડ પીપળનું ડાળખું કાપ્યું ને નાખ્યું ને એવો ને એવો વડ થયો ત્યારે મતીમાં એમ થયું કે આમાં શું થયું થોરનું ઝાડ કાપીને એમને નાખી દીધું અને પીળ્યો પીળ્યો બીજો થઈ ગયો તો આમાં શું થયું પીરિયડ તો મળ્યો સમય તો મળ્યો જ નહીં તો આમાં શું થયું એટલે આ પ્રશ્ન છે શેરડીનું ભાઠું રાડું છે એને કાપી નાખો એના ચાર ટુકડા કરો ચારેયને રોપી દો તો ચારેયમાંથી ત્રણ ત્રણ શેરડીના ઝાડ થાય લે આ શું થયું એકનો એક ટુકડો એક શેરડીના રાડામાંથી બાર થી પંદર પાછા શેરડીના છોડ થઈ જાય અને એ પાછું નીચે જુઓ તો રાડું પાછું હોય પણ ખરું શેરડીનું તો આ વ્યવસ્થા શું થાય અરે આ વ્યવસ્થા એટલે કે આ જે પ્રક્રિયા છે એ તો બહુ જ સામાન્ય લાગે છે પણ ઉદ્ભીજ જાતિમાં એટલી આશ્ચર્યકારી સૃષ્ટિ છે કે એટલી બધી વનસ્પતિઓ છે કે જેને પાંદડું પડી જાય ને ઉગે ઉદ્ભીજમાં એવા વિવિધતા છે કે અમુક વનસ્પતિઓનું ખાલી એક પાંદડું ફેંકી દો ઉગી જાય એવી ભાજીપાલો બળગલી આદિ છે કે એનું ખાલી પાંદડું પણ રહી ગયું એટલે તરત જ એનો મોટો વિસ્તાર થઈ જાય એક પાંદડું ચોંટી જાય આ ઉદ્ભિદની સૃષ્ટિની પ્રક્રિયા છે ઉદ્ભિદ સૃષ્ટિની અમુક વનસ્પતિ એવી છે જેનો એક મૂળિયાનો એક તાતણો પડી ગયો હોય તો એવું ને એવું બીજું એ લતા વેલી થઈ જાય અમુક એવા છે ઉદ્ભિજમાં કે એ વૃક્ષની છાલ પડી ગઈ હોય તો છાલમાંથી એવું ને એવું વૃક્ષ થઈ જાય અમુક વૃક્ષો એવા છે કે એનો રસ પડી જાય એકાદ ટીપું તો એમાંથી એવી વૃક્ષ લતા થઈ જાય છે તો આમાં ઉદ્ભિદ જાતિમાં આટલી બધી વિચિત્રતા છે પણ એ વિચિત્રતા પ્રમાણે પાછું નિયમ મુજબ સૃષ્ટિ ચાલે છે એટલે જે વડ રોપો એ ઉદ્ભીજની પ્રક્રિયા છે જેમ ઉદ્ભીજમાં બાજરો જુવાર અનાજથી પણ રોપાય વડ પીપર છે ને જો પાછી ઉદ્ભીજમાં એક એકમાં બબે પણ છે વડ પીપર છે એનું બી પણ ઉગે અને પાછું ડાળું પણ ઉગે અરે તમે લોકો એક વૃક્ષ ઉપર કલમ કરો છો ત્યાં એક વૃક્ષ ઉપર બીજું વૃક્ષ ઉગે છે જો ઉદ્ભીજની કરામત જો એક આંબા ઉપર બીજાનું ડાળખું ચોટાડો ત્યાંથી ત્યાં ઉગે અને પેલું કાઢી નાખો પેલું વૃક્ષ સાબુત થઈ જાય અને આ નષ્ટ થઈ જાય એટલે આ ઉદ્ભીજની વિવિધતા છે આ વિવિધતાને આધારે ઉદ્ભીજની સૃષ્ટિ થાય છે તો વડ પિંપર ડાળ રોપ્યું એટલે એના થકી એવી રીતે ઉપજાની રીતિ છે એટલે એ બીજા વડનો દેહ એવી રીતે નિર્માણ થાય છે પણ જીવને પ્રવેશનો જે સમય છે એ નથી દેખાતો એટલા માટે શંકાર્ય છે પણ એ જીવ છે એ તો બીજો આવે છે એનો એ જીવ કપાઈને બે રીતે નથી થતો પણ જેને જેવો કર્મનો અવકાશ છે એવો જીવ ભગવાન અંતર્યામી શક્તિએ એ ઉદ્ભીજની જે સૃષ્ટિ થાય છે એમાં ગોઠવી આપે છે એટલે જીવ કપાતો નથી જીવ બીજો પ્રવેશ કરે છે પણ જરા પ્રક્રિયા એટલી બધી સૂક્ષ્મ છે જે સમજાતી નથી એના કરતાં પણ અતિશય સૂક્ષ્મ પ્રક્રિયા તમે જાણો તો ખ્યાલ જ હશે સાપોલિયા જે થાય છે સાપોલિયાને વચ્ચે જો કોદાળી વાગે ને બે ટુકડા થઈ જાય બે સાપોલિયા એ જ મિનિટે પાછા સડસડાટ પેલું ઉત્તરમાં જાય પેલું દક્ષિણમાં હાલતું થઈ જાય હવે આમાં શું થયું એ જીવ કપાઈ બેમાં થઈ ગયો બે જીવે એક પણ મરે નહીં તો આ આ જીવની વ્યવસ્થા શું થઈ એટલે તરત એમ થાય કે આમાં શું ભગવાન ટપ દઈને પૂર્વજ ઉપર આંટા મારતો હોય છે તો આવા તો રોજ કેટલા સેંકડો હજારો અરવો ખરવ સાપોલિયા કપાય તો ભગવાન ત્યાં બધે જ ફળદન ગાલી દે જેવું ફળદન પકડીને પૂછડી લઈને ફળદન ગાલી દે મને એક જણાએ આવો પ્રશ્ન પૂછ્યો ને એટલે એને ગળે ઉતરે તો નહીં જ કારણ કે આ સમર પીરિયડ આ વસ્તુ સમજાય તો આસ્તિક ભાવ વધે અને ન સમજાય તો નાસ્તિક ભાવ થાય કે આ તો બધા ગપગોળા શાસ્ત્રના છે છોકરાની રમત એટલે મેં એને એવી રીતે સમજાવ્યું મેં કીધું જુઓ સમય પીરિયડ મળે ત્યાં આપણને સમજાય છે ને તો કે હા કે પક્ષીને સમય મળે ત્યાં આપણને સમજાય કે એમાં બીજો જીવ આવે મેં કહ્યું આમાં પણ સાપોલિયું કપાય છે એમાં પણ સમય પીરિયડ મળે છે ભગવાનને થોડો ચોપડો જોવાનો સમય મળે છે તો એ ખુશ થઈ ગયું મને કે કઈ રીતે મેં કીધું જુઓ આ કોઈ માણસની આંગળી કપાય તો આંગળી કેટલા સમય સુધી ઠેકડા મારે છે ગરોળીની પૂંછડી કપાય તો પૂંછડી કેટલો વખત છલાંગો મારે છે એમાં જીવ નથી તો શું છલાંગ મારે છે એમાં જે રુધિરાભિસરણ છે એના કોષ જીવતા છે એટલે પૂછડી તરફડે છે એમાં જીવ ગયો નથી ગરોળીનો આંગળી કપાઈ ગઈ તો આપણી આંગળી પણ આમ છલાંગું મારે તો એમાં આપણો જીવ ગયો નથી પણ જે લોહી જીવિત અંદર છે એના કોષ સૂક્ષ્મ છે એ કોષ જીવિત છે માટે એમાં ચેતન દેખાય છે તો સાપોલિયું કપાય છે ત્યારે એમાં જે લોહી રહ્યું છે એ લોહીના કોષ જીવિત છે એ એને ગતિ આપે છે અને ગતિ ઘણો સમય સુધી ચાલુ રહે છે એ દરમિયાન આપણો ઠાકોરજી ચોપડો જોઈને બીજો જીવ ગોતીને અંદર ઘાલી દે છે મને કે તો વાંધો નહીં આવું હોય તો ઠીક પડે બાબલો ખુશ થઈ ગયો લે પણ અચરજકારી સૃષ્ટિ છે એટલે બે દેહ જે પેદા થાય છે તરત અલગ અલગ જીવ છે એક જીવ કપાતો નથી આટલો આ વચનામૃતનો જવાબ પૂરો થઈ જાય છે પણ છેલ્લી લાઈનમાં મહારાજ જે કહેતા ગયા એના ઉપર આપણે થોડો વિચાર કરવાનું મૂકી દે છે શ્રીજી મહારાજે છેલ્લી લાઈન એવી બોલ્યા બીજી આગળ બોલ્યા હતા પણ ફરીથી અહીંયા બોલ્યા કે એ તો જે જીવને જેના દેહ થકી ઉપજાનો કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય તે જીવને તે દ્વારા એ ઉપજાવે છે બહુ મહત્વનો શબ્દ કર્મ સંબંધ પ્રાપ્ત થયો હોય એ જ્યાં સુધી સંસ્કાર ભેળા ન થાય પૂર્વના ત્યાં સુધી કોઈ કોઈ ભેળું થતું જ નથી બીજી સૃષ્ટિઓમાં આપણે ક્યાંય દોડવાનું નથી પણ આપણા જે બધા જ પરિવાર ગોઠવાય છે અને માતા પિતા અને પુત્રનો જે સંબંધ સ્થાપિત થાય છે એને આ બહુ વિચાર મૂકે છે કે કર્મ સંબંધ વગર કોઈ દીકરો થવા આવતું નથી પૂર્વના બધા જ કર્મ બંધન છે એટલે જેને બરાબર આમ ફળ પાક્યું હોય એ જ ત્યાં ગોઠવાય છે એ ભગવાન ગોઠવી આપે છે અને કેવું કેવું બધું ચક્કર ગોઠવાય છે અને કેવા કેવા મોહમાં ગ્રહસ્થ સંસારીઓ પડ્યા છે બધું જ ભગવાનનું ઢાંકણ છે જો એ પડદો ઉચકી જાય અને સમજાઈ જાય તો કોઈ કુટુંબને પ્યાર કરે નહીં સમજવું છે જરા પદ્મ પુરાણના ભૂમિખંડના અગિયારમા અધ્યાયમાં બહુ સરસ આ ચર્ચા મુકાઈ છે કે આ બધા જે કુટુંબ કબીલા થાય છે એની પાછળ કર્મ સંબંધ કયો છે હવે તમે એ જ ન્યાય વિચારજો તમારા જે બાળ બચ્ચા પુત્ર કુટુંબ પરિવાર બધું છે કોણ છે જેને તમે તમારા માનો છો પણ હકીકતે કોણ છે આ આ શાસ્ત્ર બતાવે છે બહુ મધુર ચર્ચા અને ખરેખર વાસ્તવિક મને લાગશે તમને ગમશે તો એ એ ગ્રંથમાં એમ કહ્યું કે જે પુત્ર પરિવાર આ બધો ગોઠવાય છે એની પાછળ પાંચ પ્રકારના કારણો છે અને પાંચ પ્રકારે ભેદ પડે છે જેને તમે વહાલા અને પ્રાણ પ્યારા દીકરા ગણો છો એ પ્રાણ પ્યારો નથી સમજાય તો કંઈક બીજું જ છે જેને તમે પ્રાણ પ્યારી પત્ની માનો છો એ પ્રાણ પ્યારી નથી એ પ્રાણ ઘાતી પણ છે એ બધું ચોખવટામાં બતાવ્યું છે જરા શાંતિથી સાંભળી લેજો તો એમાં પહેલું એ બતાવ્યું કે જે માતા પિતા થકી પુત્રની પ્રાપ્તિ થાય છે અને પુત્રને માતા પિતા ગોઠવાય છે તો એમાં પહેલી બાબત છે પાંચ ભેદમાં કે પુત્ર આવે છે તો ન્યાસાનું બંધી હોય છે પેલા પાંચેયને જોઈ લો પાંચ પ્રકારે પુત્ર થાય છે પુત્ર અને માતા પિતાનો સંબંધ જોડાય છે તો પાંચ ક્યાં ક્યાં ન્યાસાનું બંધી ઋણાનું બંધી વૈરાનું બંધી ઉપકારાનું બંધી અને ઉદાસીન આ પાંચ પ્રકારે આ પરિવાર ગોઠવાય છે હવે એમાં પહેલો પ્રકાર જે ન્યાસાનો બંધી પુત્ર એને લીધે તમારે ત્યાં આવે છે અથવા તમે એને લીધે કોઈને ત્યાં આવ્યા છો એને લીધે આપણે કોઈને ત્યાં આવ્યા છીએ અથવા આપણા થકી કોઈ આવે છે તો ન્યાસાનો બંધી ન્યાસનો અર્થ થાય છે થાપણ તો જ્યારે કોઈ માણસે કોઈની થાપણ પડાવી લીધી હોય તો એ વસૂલ કરવા માટે એને ઘેર દીકરો થઈને આવે એ દીકરો ન્યાસાનુબંધી પુત્ર છે તો થા પણ આપણે પહેલાના જમાનામાં યાત્રાએ જવું હોય બહાર જવું હોય ચોર લૂંટારાનો ભય હોય તો વેપારી મહાજનો એવા કોઈ પણ જગ્યાએ સારો પડોશી સંબંધી એને ત્યાં સોનાના ચાંદીના દાગીના કે રોકડ રકમ બધું એને મૂકી આવતા ભાઈ અમારું સાચવજો યાત્રાએ જઈએ છીએ અમે પાંચ વર્ષ પછી આવીને લઈ જઈશું બે વર્ષ પછી લઈ જઈશું ગામડીઓ અભણ્યો પ્રજા હોય એટલે પછી લેવા જાય તો કે કેવું દ્રવ્ય ને કેવી વાત ઓળવી જાય લાવો લખાણ લખવાનું તો હોય નહીં લાવો સાક્ષી કઈ નથી ખોટું એમ કહીને જે હડપ કરી જાય એને ન્યાસ એટલે થાપણ ઓળવી ગયો કહેવાય એ ઓળવેલું ક્યાંય જાતું નથી એ વાલમજીને પાર પાડવું જ પડે છે મીઠું લાગે પણ એ જતરડા કાઢી નાખે તો આજના જમાનામાં જે લોકો ઘણા લોકો શ્રોફ ખોલે છે અને પછી સેંકડો લોકોની ડિપોઝિટ બધી જે કઈ ભેળી કરી હોય મૂડી બધા જ લોકોએ મરણ મૂડી હમણાં ઘણા શ્રોફ ઉજળી ગયા ને બેચારા બિચારા ડોસા ડોસીએ પોતાની મરણ મૂડીએ શ્રોફમાં મૂકી દીધી હોય અને પછી પેલો શ્રોફ વાળો અદ્રશ્ય થઈ જાય દિવાળું ફૂકી નાખે લાખો રૂપિયા બનાવીને વિદેશ નીકળી જાય કે અદ્રશ્ય થઈ જાય તો જે માણસની મરણ મૂડી ગઈ એવા નિરાધાર એવા વૃદ્ધો અપંગો એની મૂડી આવે ત્યારે એના નીકળી જાય લઈને ત્યારે એ વૃદ્ધ એ નિરાધાર એના દિલમાં ધ્રાસકો કેવો થાય પાગલ જેવા થઈ જાય હાય હાય હવે અમારે જીવવું ક્યાં જે આધાર મરણ મૂડી હતો અને પેલાના જમાનામાં પણ સંપૂર્ણ મૂડી આવી જ રીતે કોઈને સોંપી હોય જયારે એ એમ કે હવે નથી ત્યારે એનું થાય શું હાથ પગ કાપી નાખ્યા સમાન પીડા થાય હવે મારે જીવન કેમ જીવવું અને એ જે ધ્રાસકો ને એમાં જે આઘાત લાગે મરી જાય પીડા થાય વલવલીને દુઃખ ભોગવે એ બધું જ દુઃખ પેલો ઓળવનારને લાગે તો હવે એને જે ન્યાસ એટલે થાપણ ઓળવી છે એ આપવું તો પડે કુદરતનો ન્યાય છે એટલે એવાને ત્યાં જેને જેનું રાખ્યું હતું ને એને ત્યાં એ પુત્ર રૂપે પ્રગટ થઈ જન્મી અને એની થાપણ ઓળવી છે એ દ્રવ્યને પૂરું કરવા માટે આવે છે લેવા માટે આવે છે જેણે લઈ લીધું હતું ને આ બધાનું હડફ કરી ગયો ને એ પછી એને ત્યાં જેણે પડાવી લીધું હતું એને ત્યાં પુત્ર રૂપે જન્મ ધારણ કરે છે અને પુત્ર થઈને એ પોતાનું બધું દ્રવ્ય હરે છે હવે એને ઓળખવો હોય તો પણ બતાવ્યું છે કે એવો આવ્યો છે એ ખબર કેમ પડે તો એ દીકરો છે એક તો એ બહુ મીઠો હોય ગુણિયળ હોય સદગુણી હોય રૂપાળો હોય જેને તમે હેન્ડસમ કયો છો ને સર્વગુણ સંપન્ન પ્રગતિશીલ દેખાય માતા પિતાને પ્રાણ જેવો વહાલો લાગે પણ એ દીકરો મીઠું બોલી બોલી અને પોતે બાપનું દ્રવ્ય છે એ પોતાને રીતે વપરાવ્યા કરે માંદો પડે વારે વારે બીમાર થાય વારે વારે એના માટે ખર્ચા આવે અને દ્રવ્ય એના માટે બાપ દેશ વિદેશમાં પાણીની જેમ ઉડાડ્યા કરે દીકરો હારો ન થાય હાજો ન થાય એની પ્રગતિ માટે હજારો લાખો રૂપિયા ખર્ચાવાની કારણ ગુણિયલ છે બાપને એમ થાય કે મારો દીકરો ભાવ ગુણિયલ છે એને આગળ લાવવો છે તેના માટે જાત જાતના ડોનેશનો જાત જાતનું દ્રવ્ય વેરે અને દીકરાને આગળ લાવવા પ્રયાસ કરે વળી એ દીકરો વધારે માંદો પડતો રહે અને બીમાર પડી પડી અને મા બાપનું દ્રવ્ય છે ને એને હર્યા કરે બાપને ખબર નથી આ લેવા આવ્યો છે પણ એ એ પેલો દીકરો એનું દ્રવ્ય બધું હરણ કરે છે અને હરણ કર્યા પછી ભર યુવાનીમાં એવી રીતે બધું જ ગોઠવાઈ ગયું અને વ્યવસ્થા થઈ ગઈ હોય એ જ વખતે અચાનક એ દીકરો ટપ દઈને મરી જાય બસ દુઃખમ દત્વા પ્રયાતિ એવમ ચાલ્યો જાય અને એ વખતે એને એવો ભયંકર આઘાર લાગે કારણ કે એના ઉપર બધો જ દીકરો એકદમ સેટલ થયો હોય ગુણિયેલો હોય અને એમાં જીવ બંધાયો હોય આખો આધાર હોય અને એકદમ દીકરો મૃત્યુ પામે ત્યારે જેમ પેલાની થાપણ વળવી હોય જેવું દુઃખ થાય ને એ લેનારો આવ્યો છે એટલે એવો જ આઘાત આ બાપને લાગે ને બાવરો પાગલ બની જાય છાતી કૂટે ત્યારે પુરાણ એમ કે છે કે દીકરો અવકાશમાં પ્રયત્નનું શરીર ધારણ કરીને હા હા હા હા દાંત કાઢે કેમ બેટમજી મજા છે ને મારું પડાવ્યું હતું ત્યારે મને આવો જ દુઃખી કર્યો હતો પણ દીકરા હજી યાદ રાખ હજી હું ફરીને આવવાનો છું તારે ત્યાં કેમ તો કે હજી પૂરું ક્યાં લેવાનું છે હજી તો ઘણું બાકી છે પણ હું એટલા માટે અત્યારે મરી ગયો એક તો તને એનો આઘાત આપવા માટે ને બીજું કે તું જાજુ જીવે એમ નથી એટલે જો મારા પહેલા તું મરી જા તો મારે તને આઘાત કેમ દેવો એટલે હું ફરીને તારે ત્યાં આવીશ અને ફરીને તને હેરાન કરી પણ મારું હું છોડવાનો નથી આ રીતે પુત્ર આવે છે આ ન્યાસાનું બંધી પુત્ર છે એવી રીતે વારંવાર પુનઃ પુનઃ ભૂતવા ભૂતવા પુનઃ પુનઃ આ જ રીતે આવે ને આ જ રીતેનું દ્રવ્ય લઈને પલાયન થઈ જાય બાપ એમ માને છાતી કૂટે મારો દીકરો ગયો પણ એ તો પેલો કોઈ જન્મમાં જે લીધું છે ને એ ચૂકવણું લેવા આવ્યો છે ને ભાઈ તો એ પુત્ર રૂપે લેવા આવે એવી જ રીતે પેલો જે જે રાખી દીધું છે એ પુત્ર રૂપે દેવા પણ આવે જેમ વ્યવસ્થા થાય એમ ગોઠવવું પડે ને એના માટે એમ સેટલમેન્ટ થઈ ગયું હોય તો પછી ભગવાન એને લેનારો પુત્ર ગોઠવી દે અને દેનારો પુત્ર પણ ગોઠવી દે પણ ચૂકવાવે ચૂકવાવે અને ચૂકવાવે તો પેલો લેનારો હતો એ વયો ગયો હવે દેનારો આવે તો શું પોઝિશન થાય તો એ દેનારો પુત્ર આવ્યો જેને બધું ઓળવી લીધું હતું તો ઓળવી જેનું લીધું તે બાપ થયો છે અને જેને ઓળવી લીધું દીકરો થયો અને હવે શું કરે કુટુંબમાં એ આવે અને પોતે કંઈક થોડું ઘણું કમાય અને કુટુંબની અંદર એટલી બધી ખેંચ પડે આર્થિક કે દીકરો કમાય કમાય નીચો નીચોવાઈ જાય અને આખા કુટુંબને એને ગદરાવવું પડે મા બાપ અશક્ત થઈ ગયા હોય અથવા એવા દેવામાં ડૂબી ગયા હોય તો દીકરો રાત દિવસ કાળી મજૂરી કરી કરીને બધા રૂપિયા લાવી લાવી અને ઘરમાં સ્વાહા કરે પોતાને જ ઘરનો વ્યવહાર કરવો પડે અને એમ કરતા કરતા લાખો રૂપિયાનું દેણું મૂકીને એનો બાપ અચાનક ગુજરી જાય અને દીકરાએ મોત સુધી ઢસરડા કરી ખોરડા બધું વેચી અને એ દેવું ભરપાઈ કરવું પડે આ દેવા માટે દીકરો આવ્યો અને પેલો વયો ગયો પૂરું કર્યા વગર છૂટક્યો નહીં પુતળીબાઈએ માંગરોળના ગોવર્ધનના ફઈબાઈએ રામાનંદ સ્વામીના સોનાના બે પાટા એટલે લાહા બે ગિન્ની રામાનંદ સ્વામી સાચવવા આપીને પુતળીબાઈ ઓળવી લીધી રામાનંદ સ્વામી જેવા ગુરુની ભગવાન જેવા માને એની રામાનંદ સ્વામી કીધું સાચો જોશે ત્યારે માગીશ માગી એક વર્ષ પછી તો કે લે બાપજી મેં તો તમને આપી દીધી છે હવે ફરી માગણી શેની રામાનંદ સ્વામી સમજી ગયા સુવર્ણને જોઈને આ ડોશીનો જીવ વળગી ગયો છે રામાનંદ સ્વામી કે હશે માનો અવસ્થા પ્રમાણે ભૂલાઈ ગયો કઈ વાંધો નહીં એ દ્રવ્ય ઓળવી લીધું એને પ્રતાપે પૂતળી રૌરવ નરકમાં પડી શ્રીજી મહારાજ નીલકંઠ રૂપે માંગરોળ આવ્યા ત્યારે ગોવર્ધન એનો દીકરો એના કારજ વખતે મહારાજ આ બેઠા છે ગામને બહાર અને વરણીને જોઈ એટલે ગોવર્ધનને એમ થયું કે બહુ મોટા વરણી લાગે છે પાસે જઈને પગે લાગ્યા મુમુક્ષ હતા એટલે એમ કહ્યું કઈ જમશો તો કે હા કંઈક લાવો તો ગોવર્ધન દોડતા દોડતા ઘેર જઈને સુખડી લાવ્યા ગરમ તાજી સુખડી એટલે નીલકંઠ વરણી એટલે સહજાનંદ સ્વામીએ પેલા ગોવર્ધનને પૂછ્યું પેલા ગોવર્ધન આ તાજી ગરમ ગરમ સુખડી તરત દોડતો લઈ આવ્યો તો કે હા મહારાજ મારી ફઈનું કારજ છે એટલે એના કારજનું આ બધું લાવ્યો છું એમ હા મહારાજ હસતા હશે કે ફૈબા પણ ખરા હો એટલે છોકરો કે અરે વરણી કેમ ફૈબાને તમે ઓળખો હા હું તો બધાને ઓળખું ઓહો તો એ ક્યાં ગયા એ ખબર પડે હા બધું જાણું ક્યાં ગયા એ જાણું એમ તો મને દેખાડો તારે જોવું છે બેટા હા આંખો મીચી જા અને ગોવર્ધન નાનો બાળક એને આંખ મીચીને સડસડાટ ગયો હતો યમપુરી દેખાઈ આંખમાં આમ તમર ચડી ગયા આટલી મોટી ભયંકર યમપુરી યમ સદન એમ જોતા જ્યાં જોયું ત્યાં તો ગોવર્ધન ચાલ્યો જાય છે હાઈવે હતો સ્ટ્રીટ લાઇટો હતી બધી વ્યવસ્થા હતી પણ એની ફૈબા રૌરવ કુંડમાં પાંચ અને પરુમાં ડૂબકા ખાતી હતી ત્રાસ અનુભવતી હતી એમાં ગોવર્ધન એનો દીકરો જોયો આવી રીતે ઓળખી તો નીકળ્યો એટલે રાડો પાડવા માંડી એ ગોવર્ધન એ ગોવર્ધન હમણે જોયું ઓહ અરે ફઈબા તમે અહીંયા તો કે હા દીકરા હું રોવ રોવ અરે પણ તમે રામાનંદ સ્વામીના શિષ્ય અને એકાંતિક ભક્તિભાવ કરનારા ભગવાનની ઉપાસના કરનારા તમે નરકમાં કઈ રીતે પીડ્યા તો કે દીકરા રામાનંદ સ્વામીનું સોનું ઓળવું એ ફાપણ ઓળવી અને પ્રતાપે હું અહીંયા પડી છું પણ તને જે વર્ણી મળ્યા છે ભગવાન છે એને મારી આજીજી કર અને મને આમાંથી છોડાય ગૌરધન પાછા આવ્યા મહારાજે કૃપા કરી અને એને છોડાવ્યા તો જે પડાવી લે છે એ જ્યાં સુધી પુત્ર કે માતા પિતાનો યોગ ન મળે ત્યાં સુધી યમ યમપુરીમાં દુઃખ ભોગવે અને જ્યારે એમ લાગે કે આનો નાનો મેળ કરવાનો છે ત્યારે કાં મા બાપ બને કાં દીકરો બને પણ ચૂકવા વગર મેળ પડતો નથી તો આ ન્યાસાનું બંધી પુત્ર છે ઘણાના ઘરમાં ન્યાસાનું બંધી પુત્ર અત્યારે પણ વિદ્યમાન હશે અને થોડો સમય પછી ગુજરી પણ જશે ત્યારે સાબિત કરી લેજો હવે બીજો પુત્ર છે એ ઋણાનું બંધી પુત્ર છે ઋણનો અર્થ કરજ થાય છે કરજ થઈ જાય ને માટે કોઈની પાસેથી પૈસા લાવી લાવીને વાપરી નાખ્યા હોય અને પછી ભાઈ ફૂ કરી જાય અને ભાગી જાય ઘણા લોકો તો ઉછીનું વાપરવામાં જ પાવરધા હોય છે હાલતા ચાલતા લાવનભાઈ બસે રૂપિયા કાલ આપી દઉં યાર હવે શું મોડાને મોડો થાય અને કોઈને રાખી નથી લેતા એની પાસેથી બસો રૂપિયા લઈએ બીજે દિવસે આપવાનો હોય અને બીજે દિવસે બીજાની પાસે જઈને કે ભલા ત્રણસો રૂપિયા આપીને કાલ પાછા આપી દઉં બસો આને પાછા આપે સો રૂપિયા વાપરે પછી ત્રીજા પાસે જાય એની પાસે ચારસો લે અને ત્રણસો પાછા આપે હો વાપરે બધાને સમયસર પાછા આપે એટલે લોકો વિશ્વાસ કરે કે મળો કીધી તારીખે પૈસા પાછા પણ એ આમ જ કર્યા કરે કોઈ શીખતા નહીં હો પાછા એની એક બુરી પછી ફળશ્રુતિ છે શું કે વાપરવા માટે સો સો વચ્ચે રૂપિયા જોઈએ એટલે આગળ આગળ વધારતું જવું પડે એમ વધારતા વધારતા ધીમે ધીમે પછી એકમાં ન હોય કેટલાય પાસેથી લેવું પડે એમ કરતા કરતા કરજ વધી જાય અને પછી છેવટે ઝેર પીન મરવું પડે હવે મરી તો જાય અહીંથી તો છૂટી ગયો પણ આ બધાને લીધું એ શું થાય એ આપવા માટે એને પૂરું કરવા માટે એને પાછું પુત્ર રૂપે ઉતરવું પડે અને આપ્યા વગર છૂટી ન શકે ઘણા લોકો પડાવી જ લે છે ને ધંધામાં ખોઈટ આવે લાખ બે લાખમાં પાંચ લાખમાં દસ લાખમાં પછી અદૃશ્ય થઈ જાય ઓલા બધા ટકડા કરે પણ આ અત્યારે આ લોકમાં તમે છૂટી ગયા પણ પરલોક પ્રભુની અદાલતમાં તો છૂટી શકવાના નથી એ બધા ચૂકવવા જ પડવાના તો એ ઋણાનુબંધી પુત્ર થાય છે અને એ એ લેવા માટે આવે છે જેનું લઈ લીધું છે ને એ લેવા માટે આવે છે લાય બેટા મારું ઋણ આમ છે બાપ હોય એનો પણ એ બેટો એને કે લાઈવ બેટા ગયા જન્મનું આ જન્મનું બાકી છે એ લાઈવ કરજ છે મારું હું લેવા આવ્યો છું હવે એ લે છે કઈ રીતે એની પણ પુરાણમાં ઓળખ આપી છે કે આ પુત્ર રૂપાળો નથી હોતો જરા આકૃતિ એની કઠોર હોય છે અને એ ક્રોધી હોય છે બીજો જીદ્દી હોય છે અને ચોથો ઉડાવ હોય છે એવો આ ઋણાનુબંધી પુત્ર હોય છે પરાયણે તમે ગમે તેમ કરો એ તમારે રો કરી કકળ કરી ફેન કરીને ઘરમાંથી તમારી પાસે પૈસા પડાવે પડાવે ને પડાવે સતત ખર્ચો સતત માગણી ગમે તેમ ભાઈ બાપા કરો તો એ છોડે નહીં લાવો લાવો લાવો જો ના પાડો તો કંકાસ કરે એવા કટુ વેણ બળે મા બાપને તમર ચડી જાય અને જ્યાં સુધી પૈસા ન આપો ત્યાં સુધી જમતે નહીં અને જો ન આપો તો ઘરમાં ચોરી કરે એ રીતે લઈ જાય ગજીઓ કરીને લઈ જાય અને ગામમાં ક્યાંય તોફાન કરે કોર્ટ કચેરી કરે ને એમાં પૈસો ઉડાવડાવે પણ એ તમારું ઋણ લીધા વગર ચૂકે નહીં અને છેવટે માતા પિતાને ઘર બહાર કાઢીને એનું જે કાંઈ માલ ખેતી વાડી વજીફા બધું એ પડાવી લે અને મા બાપને ઘરની બહાર કાઢી મૂકે અને બધું જપ્ત કરી લે આ પુત્ર ઋણાનુબંધી પુત્ર છે હવે જો લેવા આવ્યો હોય એમ દેવા આવ્યો હોય તો આ એને જેમ દેવા આવ્યો છે એવી જ રીતે લેવા આવ્યો હોય તો શું થાય તો એ પુત્ર બન્યો હોય દેનારો પુત્ર બન્યો હોય તો માતા પિતા એને ચૂસે જેમ આ પુત્ર માતા પિતાને ચૂસતો હતો એમ હવે માતા પિતા પુત્રને ચૂસે કાળી મજૂરી કરાવે અભણ રાખીને ઢોરની જેમ એની પાસે કામ કરાવે અને એને દેહમાં જ્યાં સુધી જીવ હોય ત્યાં સુધી એનો કોષ કાઢે એના દ્વારા દ્રવ્ય ઉપાર્જન કરે અને મા બાપ લેર કરે છોકરાની પાસેથી કસ કાઢી લે જો નોકરી ધંધો સારો કર્યો હોય તો એ નોકરી ધંધામાં જેટલો પગાર આવે એ મા બાપ મારી પીટીને લઈ લે લાય છોકરાને ખાવા ન મળે પણ બાપ પગાર પડાવી લે આવી રીતે પૈસો પડાવી છેવટે એને જો ધંધો નાખ્યો હોય કે એની ખેતરવાડી કાંઈ પેદા કરી હોય તે બધું પડાવી છોકરાને પહેરેલે લુગડે કાઢી મૂકે એવો જે બાપ છે એને ત્યાં ઋણાનુબંધી પુત્ર આવ્યો છે ઘણા આવા કરે જ છે ને આ ઋણાનુબંધી પુત્ર છે પૂરું કર્યા વગર છૂટકો નથી ત્રીજો પ્રકાર વૈરાનુબંધી જેની કોઈ હત્યા કરી નાખે તો વેર છોડે એ ફરીને આવે છે અને વેરી પુત્ર બનીને આવે છે હત્યા કરી હોય કોઈ પીડા કરી હોય જિંદગી પર હેરાન કર્યા હોય આ સાસુને વહુ કેમ ગોઠવાઈ જાય છે આ વેરાનું બંધી છે પૂર્વના વેર પૂરા કરવા આવે છે એટલે એને જે દુઃખ આપ્યું છે એનો દ્રવ્યાદિકમાં એને કંઈ ભાવ નથી પણ એ શરીરથી જેટલો દુઃખી થાય ને એટલું કરે એ વૈરાનું બંધી તો એ બાળક નાનું હોય ત્યારથી એના લક્ષણ પુરાણ બતાવે છે કે બાળક નાનું હોય ત્યારથી ધાવતા ધાવતા વધારે બચકા ભર્યા કરે ને તો સમજવાનું આ વૈરી આવ્યો છે તોડી નાખે સ્તન આંગળીને બચકા ભરી લે માં બેઠી હોય તો સાનુમોનો આવીને એને ઘોંકા મારી જાય લાકડી મારી જાય રમકડા મારીને માથામાં ફોઈટ કરે માં બાથરૂમમાં ચાલી જતી હોય તો પાછળ આવીને મમ્મી ઢબ દઈને પાડે હવે એ દીકરો પોતાનો આવી રીતે હાડક્યું ભાંગે તો એની યારે શું બીજું કરવું પણ પૂર્વનો વેરી છે એ બધું વસૂલ કરે છે તમે આ મને હેરાન કર્યો છે ને હું તને માર્યા વગર નથી જવાનો જો તું ભલે મારી મમ્મી ડેડી હો ધુઆ કાઢ નાખવાનો એ આવ્યો એ બાપને પણ હેરાન કરે બાપને રમતા રમતા આંખમાં આંગળી ઘાલી અને ડોળો ત્રણો કરી નાખે વૈરાનું બગ ગીલી દંડા રમતા રમતા બાપને હેરાન કરે રમત રમતમાં પગ તોડી નાખે રમત રમતમાં ઢોર છૂટું કરી દે અને બાપને ઢીકવે ચડાવી દે અનેક પદ્ધતિઓ અખત્યાર કરે પણ બાપનું વેર વાળ્યા વગર પોતાનું વેર વાળ્યા વગર એ નહીં આ વૈરાનું બંધી પુત્ર છે એવી જ રીતે જો એ પોતે વેર જેમ લેવા આવ્યો છે એમ જો બાપ બનીને વેર વસૂલ કરવા આવ્યો હોય તો એવી જ રીતે પુત્રને એ મારે પીટે છે અને હદ પેલો પુત્ર હોય તો માતા પિતાને છેવટે મારી નાખે છે જોયે છે સમાજમાં માતા પિતાની હત્યા કરી નાખે છે પુત્ર એવી જ રીતે જીવન પર્યંત મા બાપ પોતાના પુત્રને મારે પીટે હાથ પગ પણ તોડે અને છેવટે પુત્રની હત્યા પણ કરે પુત્રીની પણ હત્યા કરે પુત્ર પુત્રી બધા ગોઠવાય એની હત્યા કરીને પોતાનું પૂર્વનું વેર વાળે છે અને ત્યાર પછી જે જીવ છૂટો થાય છે વૈરાનુબંધી પુત્ર છે અને પછીનો ચોથો પ્રકાર છે એ ઉપકારાનુબંધી પુત્ર છે ઉપકાર અનુબંધી એટલે કે જેને આપણા ઉપર ઉપકાર કર્યો હોય એ ઉપકાર પાછો ન વાળ્યો હોય પૈસાથી કર્યો હોય શરીરથી કર્યો હોય હેતભાવથી કર્યો હોય વસ્તુ પદાર્થથી કારણ કે કેટલાયને ઉપકારથી ઘણાના તો ઉપકારથી જ જીવન ચાલતા હોય ને લ્યો આટલું વાપરજો તમે તમારે વાપરો પણ એ વાપર્યું પણ ઉપકાર જો એનો પાછો વાળે નહીં પૈસાથી ન વાળી શકે તો કંઈ નહીં પણ શરીરથી શ્રમ કરીને સેવા કરીને એને સહકાર આપીને જો ઉપકાર પાછો વાળી દે તો વાંધો નથી પણ જો ઉપકાર જ લીધા કર્યો હોય ને વાળ્યો ન હોય તો એવો આને ત્યાં પુત્ર રૂપે થઈ અને ઉપકારનો બદલો લેવા આવે એ ઉપકાર અનુબંધિત ચોથો પ્રકાર પુત્રનો છે તો એ પુત્ર કેવો હોય દેવા આવ્યો છે ને એટલે બહુ મીઠો મીઠો એટલે અતિશય મા બાપનું હિત કરવા કરવાવાળો બહુ સેવા કરે જેમ મા બાપ કહે એમ કરે અને ખાસ એવું દેખાય કે એના મા બાપ છે ને એ એવા કલાઠ હોય કે વાતે બિચારાને હેરાન કરે ને વાતે એને તકલીફમાં મૂકે તો દીકરો હાથ જોડીને ઉભો હોય ભલે બાપા હ રાજી રહેજો અમે છોરું કહેવાય સહન કરશું વાંધો નહીં છોકરો જરાય પેલો ન થાય મા બાપ એને ત્રાસ ગુજારે તો દીકરો હાથ જોડીને સેવા કરે એને જમાડે પૈસે ટકે દવા ઔષધે પથારી પાગરણે એની અવસ્થા થઈ જાય તેની સેવા કરે મૃત્યુ થાય તો એના પાછળ આંસુ સારે એના પ્રત્યે સાધ પિંડ તર્પણ યજ્ઞ યાગાદી પ્રવૃત્તિ કરે દાન કરે અને પિતાનું ઋણ મૂકે કારણ આ શું કામ નથી ફ્રન્ટ થતો ઉપકાર દેવા આવ્યો છે એટલે એના કર્મ એને એવા સ્વભાવ જોડે છે એટલે મા બાપ ગમે તેમ કરે તો દીકરો શ્રવણ જેવો થઈને હાથ જોડીને એની સેવા કરે આ ઉપકારાનું બંધી પુત્ર છે પણ એવી જ રીતે ઉપકાર જેમ દેવા આવ્યો છે એમ લેવા આવ્યો હોય તો તો શું થાય બહુ મજાની વાત કે એ માતા પિતા એની પાસે લખલોટ સંપત્તિ હોય પણ કોઈ દીકરો ન હોય ત્યારે કોઈને દત્તક લે એ દત્તક લે કોણ ઓઈલો સીધું જ એને ખોળે બેસાડી લાખોનો મિલકત બનાવી અને એનો ઉપકાર પૂરો કરી નાખે તો એ લેવા આવ્યો ઓલો દેવા આવ્યો હતો આ દત્તક ખોળે બેસીને બધું તાત્કાલિક થોડીક ક્ષણોમાં એ બધા પોતાનું કરી લીધું અને પોતે ઉપકારનો બદલો પાછો લઈ લીધો આ ઉપકારાનું બંધી પુત્ર છે અને પાંચમો ઉદાસીન પુત્ર છે ઉદાસીન શું છે કે જ્યાં જ્યાં રહ્યા છે ત્યાં એને ઋણ માથે નથી રહ્યું કોઈ ઉપકાર માથે નથી રહ્યો કોઈ વેર નથી પણ સાથે સાથે રહ્યા છે એટલે સાથ સાથ બેસવાની વાસના રહી ગઈ છે એટલે બધા ઘરમાં ગોઠવાય છે એ ઉદાસી ન બાપ દીકરાથી રાજી હોય ન દીકરો બાપથી રાજી હોય ન બાપ દીકરાને નડે દીકરો ન બાપને નડે ન બાપ દીકરાના ધંધામાં માથું મારે દીકરો ન બાપના ધંધામાં માથું મારે સૌ પોતપોતાની રીતે રે અને ગાડું વ્યવસ્થિત રીતે ચાલ્યું જાય કોઈ જાતની ખેંચા ખેંચી નહીં કોઈ કોઈમાં હેત પણ નહીં અતિશય કોઈ હેત નહીં એમને ભેળા રે ઘરમાં સમજવાનું આ બધા ઉદાસી ભેળા થયા છે કારણ કે એને સાથે રહેવાનું અને એવા કુટુંબો ઘણાય છે ને મેં જોયા છે એટલે કહું છું એ ખાલી અને સંગ સંગ ભેળા થાય છોકરો ભાગી જાય તોય ભલે દીકરી કોકની યારે ભાગી જાય તોય ભલે એને કંઈ લેવા દેવા નહીં આ પૂર્વના ઉદાસીન પુત્રો એને ત્યાં આવ્યા છે ઘરમાં રીએ છે અને સમજે છે કે હહોનું પૂરું કરીને વયા જાય છે આ પાંચમો ઉદાસીન પ્રકાર આ સંસારીઓમાં ગોઠવાય છે તો પાતાળ પિતા અને પુત્રનું આપણે જોયું પાંચ પ્રકારે સંબંધ જોડાય છે એટલા સંબંધ નથી પિતા પુત્ર જ થાય તો માતા પિતા પણ થાય પુત્ર પણ થાય પતિ ને પત્ની પણ થાય પત્ની થાય લાડે કોડે તમે આમ લાગ્યું કે હા હા હા ઉર્વશી છે હોં કે અને તમે એ જીંડવે ચડો અને પછી ઘરનો બધો સિંદરો વંઘરો કરી પોટલા વાળી ઘરેણા ગાંઠા બે અઢી ત્રણ લાખના પોટલું વાળીને અદ્રશ્ય ઉર્વશી આકાશમાં લેવા આવી લઈને વહી ગઈ પતી ગયું આ એ જ ગોઠવાય તમે બાપ લાખ ના પાડતા હોય કે આ ભીંગળી પૂંગળી આંખી વાળું છે આ તું લેમાં આ ભૂરી આંખીઓ વાળી નહીં મજા તને લેવા દે તો દીકરો કે ના આ તો આ જ તો મર આ ઓલી લેવા આવી છે બધું લઈને વહી જાય અને વૈરાનું બંધી પત્ની આવી હોય તો પત્ની છેવટે પુરુષને પરપુરુષમાં પ્રેમ કરીને આનું હનન કરી નાખે મારી નાખે હત્યા કરીને વહી જાય અને કાં પુરુષ પત્નીને હત્યા કરે મારી નાખે પૂર્વનું વેર લેવા ભેળા થઈ જાય છે એવી જ રીતે ભાઈ ભાઈ ભેળા થાય છે એકબીજા એકબીજાના છે ને ચૂસી લે એમાં એક બે માથા ભાઈ હોય એ બધા ભેળા ગોઠવાય પછી જે બિચારા ભલા ભોળા હોય ને એનું ચૂસી ચૂસીને પોતાના ખજાનામાં નાખે ખેતર પડાવી લે દ્રવ્યો પડાવી લે ખોટા કાગળિયા કરીને મકાનો પડાવી લે અને ભાઈને કાંઈ વધવા ન દે અને કોર્ટ કચેરીમાં હવાલે કરી દે રસ્તા ઉપર રખડતો કરી દે આ લેવાવાળો ભાઈ રૂપે ગોઠવાણો છે દુઃખી થવું નહીં આવું આવે એવી જ રીતે ભાઈ અને બેનના સંબંધ ગોઠવાય એક જણાને નવ બેન હવે એના બધા જ સંબંધો સાચવતા સાચવતા નાકે દમ આવી જાય પણ એ બધા લેવાવાળા ગોઠવાના કારણ કે પૂરું કરવું ને એટલે નવ બેનો રૂપે આવે અને ભાઈને પછી બાપ ગુજરી ગયો હોય એટલે નવે બહેનોને ઘરે વારે કરવાનો બધો જ જવાબદાર ભાર એ આ ભાઈ ભોગવે અને બધું જેને આપી આપી આપી આપી ચૂસાઈ જાય આ બધા ઋણાનું બંધ આવી રીતે ન્યાસાનું બંધ ઋણાનું બંધ વૈરાનું બંધ એ ભેળા થાય છે વળી આપણે જેમ જોયું સાસુ વહુ એ ગોઠવાય વેવાય વેલા ગોઠવાય એનાથી આગળ શાસ્ત્ર એમ કે છે કે નોકર પરિચારક જે મળે છે ને એ બંધમાં આવે છે નોકર આવીને હત્યા કરીને ઉપાડીને વીયો જાય મારી નાખે વેર પારવા આવ્યો છે કારણ કે જ્યાં સુધી નોકર બને નહીં ત્યાં સુધી બંગલામાં ગરવાનો જ એટલે નોકર બનીને આવે થોડો સમય રે મારી કાપી લૂંટીને વયો જાય આ આવ્યો એવી જ રીતે ચાકર બન્યો હજી આગળ કહે છે પશવહ એ પશુઓ પણ થાય છે ગાય ભેંસ હાથી ઘોડા કૂતરા મેના પોપટ કુકડા એ પણ બને છે પણ એનું ઋણ લઈ જાય છે ઘણા લોકો ખેડૂતો નથી જોતા સરસ મજાનો બળદ લઈ આવે તપાસી કરીને અહીંયા લાવે અને બળદ પોતાને ઘેરે આવે તો હાલે નહીં કળીએ જ્યાં જોડે તો ઢફ દઈને બેસી જાય પછી ગામના ડોહા હોય ને ભેળા થાય કે આને ખીલે ફેર થઈ ગયો છે અને એનો એ બળદ ચાલતો નથી એને જો વેચી નાખે ને બીજાને ત્યાં મૂકી આવે પાછો ઓહો નો હાલે એ તમે જોયું છે અમુક ગાયો ભેંસો એવી હોય કે એ લાવે મોટે સિંગડે જોઈને મોહીને લાવ્યા હોય એ પાંચ શેર દસ શેર કપાસિયા ખાઈ જાય પણ ત્યાં ટેપુય દૂધ ન કાઢે કારણ કે લેવા આવી છે અને પછી એવી સારી હોય તો કાઢીએ શકો નહીં અને કા સારી હોય તો માંદી વારે વારે પીડ્યા પડે વળી થોડુંક દૂધ આપે વળી સોરી જાય વળી પાછું માંદું પડે વળી દવા વળી આ બસ આવી જ રીતે ચાલ્યા કરે પશુના રૂપમાં આવીને પણ એ પોતાનો વટક વાળવા માટે ગોઠવાઈ જાય છે કૂતરાના રૂપમાં ગોઠવાય છે તમે જોવો છો પ્લેનમાં ફરે લ્યો આ લેવા આવ્યા છે આ લાડ કરે છે આ પૈસો એને ટિકિટ ખર્ચાવે છે ઔષધ ખર્ચાવે છે પૈસા ખર્ચાવે છે આ બધા ઋણાનું બંધ ન્યાસાનું બંધ આ રીતે ગોઠવાય છે એટલે સંસ્કારે સંબંધી સર્વે મળ્યારે રે જૂઠી આ છે માયા કેરી જાળ અંતકાળે સગું નહીં કોઈનું સંસ્કારનો બધો જ જમેલો થાય ગુણાતીતાનંદ સ્વામી એટલે કહ્યું કે સંચિત કર્મોના અનંત કોઠાર ભર્યા છે એમાંથી એક કોઠાર અનેક ભર્યા છે એમાંથી એક કોઠારને ભાંગ્યો અનેક ભર્યા છે એમાંથી એક ભાંગ્યો એ બે ફાડા કર્યા એમાંથી એક જે પાપનો કોઠારનું ભાડું ફાડું છે એમાંથી આપણો દેહ બનાવ્યો અને અડધો જે પાપનું ફાડું રહ્યું એમાંથી બધા સગા સંબંધી બનાવ્યા છે માટે આ બધું પાપનું છે આમાં કોઈ સારા વાત નથી સારી રીતે સમજાવે છે ને બહુ સાચી વાત છે આ જ રીતે આપણો બધો કુટુંબ કબીલા વ્યવહાર બધો છે ને અમારા ગુરુઓને ચેલા એવા ગોઠવાઈ જાય ગુરુ બિચારો મરી જાય નાખે દમ આવી જાય ચેલા હાટું અને ઓલો રાતો રાત બધી મિલકત લઈને દુર્ગા સંઘાર ગયે અને પછી બાપુને એટેક આવે ને ગુજરી જાય શિષ્યો પણ થાય કર્મના ઋણ બંધન તો જુઓ સાધુ થઈ ગયો હોય માથે તોલો કરીને ભગવા પહેરીને બેઠો હોય સુરક્ષિત સ્થાનમાં પણ પત્ની ઋણાનું બંધન ક્યાંક બેઠી છે ને એ ન્યા બેઠું બેઠું કર્મ પુકારે એ બહાર નીકળ અને મને પરણ હાલ કેદી નીકળવું છે અને હાવ સારો સાધુ લાગતો હોય પણ ધીને ધીને ધીને એમ થાય કે મારે આમાં નથી રહેવું કાં ઉપર બેઠી છે તૈયાર જ તાપીને બેઠી હોય અને આ ગમે તે રીતે આ આશ્રમમાંથી ત્યાગાશ્રમમાંથી નીકળી જાય અને જેવો બહાર નીકળે તો મારું તરત જ લાકડે માકડું ગોઠવાય જાય આપણે જોઈ રહી લે અને તરત ક્યાંથી મળી ગઈ પણ એના હાટો તો નીકળ્યો છે અને પછી જે દેવીજીની સેવામાં લાગી જાય એ એવું માંદલું મળી જાય કે એવું કલોઠ મળી જાય કે પછી પછી એમાં સેવામાં પૂર્વના ઋણાનું બંધ પૂરા કરવા માટે અને એને પેટે છોકરા એમાં પછી ખજૂરી ધડિયા જેવા જન્મે એ કેડે લઈને ફેરવા કરે ઢીંગલા જેવા એ ઋણ પૂરું કરવા માટે અને અમુકને ઋણ હોય જ નહીં તો સંસારની ગમે તેટલી ઈચ્છા જાગે અને લાખ પ્રયત્ન કરે અંદરના સાધુઓ કાઢવા મથે તોય જાય નહીં કારણ કે આગળ કોઈ છે નહીં કોના પાસે જાય એટલે ઋણાનું બંધ નથી એટલે કાઢો તોય જાય નહીં અને એમ સંસારમાં જો ઋણાનું બંધ ન હોય તો પછી નથી માણા ગણાય વાંઢા રહી જતા કોક હોય તો સામે રહેવું જોઈએ ને પછી વાંઢા રહી જાય કારણ કે કઈ છે નહીં કોકની યારે કઈક સંબંધ રાખ્યો હોય પૂર્વે તો મળે ને એ પછી વાંઢા રે ગણાયને વાંઢિયા રહી જાય કોઈ દીકરા ન રે તો દીકરા ન થાય તો કોઈ હોય નહીં તો કોણ લેવા આવે ને કોણ દેવા આવે એટલે મેળ પડતો નથી આ જે કુટુંબ કબીલાનો સંબંધ છે એ કર્માનું બંધ છે આ જ રીતે ગોઠવાય છે શ્રાવણ મહિનામાં વાદળીઓ આવે ભેળી થાય ધીમે ધીમે વિખરાય જો સમજાઈ જાય તો આવા જ કુટુંબમાં ભેળા થયા હોય છે પણ એનો અર્થ એવો નથી કાલે સવારે પછી ડોળા મંડો કાઢો એ તું તો ઋણાનું બંધ છો એ વહુ તું તો વેરાનું બંધી છો હાયલા ઘર મૂકીને ભાગ આવું કરવાનું નથી આમાં એક બહુ સમજવાનું વાત છે કે આ પ્રમાણે જ થતું હોય જે પ્રમાણે છે એ જ ભોગવવા આવીએ છીએ એવું નથી ગહના કર્મણો ગતિ જેમ પૂર્વના ભોગવવા આવીએ છીએ એવી જ રીતે નવા પણ બંધાય છે એટલે હવે આપણે જૂનું ભોગવીએ છીએ કે નવું બાંધીએ છીએ વેર કરીને એ ખબર નહીં પડે એ ખ્યાલ નહીં આવે એટલા માટે આપણે તો હંમેશા સત્સંગ કરીને સુધરી પોતાનો સ્વભાવ સુધારવાનો અને નવું કર્મ ન નીપજે એ જ ન્યાય આપણે ન ન્યાસાનું બંધી થવું ન વૈરાનું બંધી થવું ન ઋણાની બંધી થવું ન ઉપકારાનું બંધી થવું કે ન ઉદાસી થવું પણ એટલે ઉદાસી એટલે કોઈમાં આસક્તિ ન રાખે પૂર્વના ભોગવીએ છીએ કે નવા પેદા કરીએ કારણ કે માનવ દેહ એક એવો છે કે પ્રારબ્ધ અનુસારે ભોગ ભોગવે પણ છે અને બીજા ક્રિમાણ પ્રમાણે નવા યોગ સર્જે છે એટલા માટે આપણે કર્મમાં ધ્યાન રાખવાનું તો હવે એમાં એક બે વસ્તુ ધ્યાન રાખવા જેવી એક પહેલી કે આપણે કોઈને ત્યાં આવા સંબંધથી જવું ન પડે એના માટે કોઈનું પદાર્થ વસ્તુ મિલકત એને ક્યારેય પડાવી ન લેવી માથે ચડે તો દેવા જવું પડે ને અને કોઈ લેવા આવે એટલે કોઈની મિલકત ક્યારેય ઓળવવી નહીં એનું જે હોય તે પાછું આપો કોઈ મજૂરની મજૂરી ન ડૂબાડવી નહીતરી જેદી તેદી ગમે તે રીતે વસૂલ કરે એટલે શિક્ષાપત્રીમાં લખ્યું છે જેટલું ઠરાવ્યું હોય એટલું આપી દેજો અને ઘણા એવા આપણને દેખાય છે ઠરાવ્યું હોય એથી પછી ઓછું આપવાવાળા જરાય બુદ્ધિમાં વિચાર કરતા નથી કે આપણે શ્રીજી મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરીએ ઓળવવું નહીં કીધું હોય એટલું આપી દેવું કોઈ દિવસ ચોરી ન કરવી પારકું છે ને ચોરી કરીને જો લીધી તો પછી આપવા જવું જ પડશે એક સાધુ એક ગ્રહસ્થને ત્યાં આવી રીતે રહી રહીને માલ મલિદા ખાધા ગુજરી ગયો અને પછી એ ગ્રહસ્થને ત્યાં આપવું તો પડે એટલે વાછડો થયો હવે વાછડો મોટો થશે પછી એને માથે ધર મુકાવાની એ બળદને ખેતી કળિયા કોષ જૂના જમાનાનો એ બધું તાણવાનું અને બળદને તો ત્રાસ ગુજારવાનો ધારદાર પરોણીઓ વાગવાની એ સાધુને જ્ઞાન ન ગયું કારણ કે આમ થોડો જ્ઞાની જેવો હતો તો વાછડો થઈને મુંજાય કે માર્યા હો જો આનું મેં વાળી દીધું હોત તો વાંધો નહોતો પણ આજ આવ્યો છું હવે એમાં એક દિવસ ઘટના બની કે એ જે ગ્રહસ્થ હતો ને એનો ભાઈ એને શું કર્યું નાના ભાઈએ કે મોટા ભાઈના ફળિયામાં થોડે દૂર ઘઉંની ઢગલી પડી હશે એટલે ઓલો ભાઈ ને એના કુટુંબીઓ આડાવડા ગયા છે ને તો જઈને એમાંથી ફાટ મીડો બાંધવા એ કપડામાં ઘઉં મીડો ભેળા કરીને પોતાને ઘરે લઈ જવા ત્યારે ફળિયામાં બાંધેલો વાછડો સાધુ હતો ને પૂર્વનો એને જ્ઞાન હતું એટલે એને આ જોયું વાછડો બોલ્યો એ એ રેવા દે રેવા દે ઓલો જોઈ ગયો કાંઈ કોણ જોવે ઓલો તો વાછડો બોલે ને ભાઈ આશ્ચર્ય જ લાગે ને વાછડો બોલતો હોય તે વાછડાએ કીધું ગભરાતો નહીં પણ હું મને તો ઓળખે છે હું તમારા કુટુંબમાં રહ્યો ખાધું પીધું એ હું પોતે સીતારામ બાપુ છું અરે પણ બાપુ તમે તો કે આવી રીતે ઋણ વાળી નથી શક્યો એટલે ભલામણ વાછડો થયો છું તો તું હરામનું લઈ લઈશ તો તારે શું થવું પડશે માટે મૂકી દે મૂકી દે રેમાં લેમાં જેનું હોય એનું ભોગવવા દે નહીં તો ઢીંડા ભાંગી જાય બાપા હવે હું બળદ થઈશ ને બધા ઋણ પૂરા કરીશ ત્યારે મારી છુટકારો થશે એટલે કોઈ દિવસ કોઈનું પડાવવું નહીં બિલ ચૂકવતા ચૂકવતા ત્રણસો બદલે કોઈના ચારસો આવી ગયા હોય તો સો રૂપિયા પાછા હોય ને પાછા આપી દેવા સરળ રીતેથી મળે એટલે મીઠું તો બહુ લાગે ને પાછું આપતા જીવનો હાલે કે આપણે ક્યાં લીધા છે એની મેળે આવ્યા છે નાખીને કે એ હકનું નથી દેવા જવું પડે અહીંયા તમે નથી દેવા જતા પણ ફરીને ગમે ત્યારે દેવું જ પડે આપવું જ પડે અને એમાં એક બાબત કે રસ્તે જતા સીમ સીમાડે ક્યાંય પણ કોઈની વસ્તુ પડી ગઈ હોય ને જડે આપણી નથી જો એને ભોગવેન પોતાના ઘરમાં નાખે તો જેની હોય એને ઋણ દેવા જવું પડે ગમે તે જન્મે આપવું પડે માટે એ જે વસ્તુ જડે તો ઘણા લોકો જડેલી વસ્તુને પોતાની માને કે આપણે ક્યાં લૂંટવા ગયા આ મળી નામે પડી જ રહેવાની હતી ના એનો અધિકાર દેવ મંદિરનો છે જે વસ્તુ જડે દેવ મંદિરમાં મૂકી દઈ કે આ ભાઈ ભગવાનને જડ્યું છે આ ભગવાન વાપરે આપણે વપરાય નહીં જો ઘરમાં નાખો એટલે હું એકાદ હરિભગત અહીંયા બેઠા છે અને મને બરાબર ખ્યાલ છે આજની તારીખમાં સંસ્થાના માટે કાંઈ પણ આ મંદિરને માટે કાંઈ પણ લેવા કરવાનું હોય તો એ બિલ લઈ ગયા હોય તો રાત્રે સુવે એ પેલા બધું સંસ્થામાં મૂકી જાય કે એક પૈસો અમારા ઘરમાં રહી જાય તો પછી એ મિલકતમાં અમારે મોત સર્જાય માટે દેવ દ્રવ્યનો એક પણ પૈસો ઘરમાં રહેવો ન જોઈએ મંદિરમાં બધું બિલ પાંચ પૈસા વેચ્યા હોય તો મૂકી આવીને પછી નિરાયતે પોતાને ઘેરે જઈને સુવે રાતે દેહ પડી જાય તો આ હિસાબનું શું બહુ સારી સમજણ છે એમ દેવ મંદિર કે કોઈ પણ વ્યક્તિનું જો દ્રવ્ય કે કોઈ રહી ગયું તો ઋણ અચૂકપણે ચૂકવવું પડે એટલે મા ગૃદાહ કશ્ય ધનમ જે ઉષાવાસ્ય ઉપનિષદમાં અહીંયા ઉપર સૂત્ર લખ્યું છે કોઈનું વસ્તુ પડાવવા માટેની ક્યારેય દુર્બુદ્ધિ ન રાખવી એક બાબત બીજી બાબત એ છે કે કોઈની સાથે વેર ન બાંધવું કોઈને પરેશાન ન કરવા અને કોઈની હિંસા ન કરવી જો આ ત્રણ વસ્તુમાં સાવધાન રહી જવાય તો વેરાનું બંધી પુત્ર કે માતા પિતા થવું ન પડે નહીતર ગમે તે જન્મે વેર વળે વળે ને વળે જે લોકો એટલા માટે માંસાહારનો નિષેધ છે કે માંસ ખાવા માટે કેટલા જીવની હિંસા કરવી પડે છે એ જે જીવને આમ બાફી નાખ્યું છે કાપી નાખ્યું છે એ છોડવાનું છે એ અર્થ જ માંસનો એ છે માંસહ મને તે મારે છે તો હું તેને મારીશ અચૂક ઉપરીચર વસુની જે કથા છે ને એ પશુઓ પણ વેર વાળવા માટે આવશે સર્પાદી કરડે છે એ કેમ થાય છે આ બધા જ વેર વાળવા માટે ફરી ફરીને આવે છે માટે કોઈની સાથે આવું હિંસા કે ક્રોધ દ્વેષથી આ ગ્રંથિઓ ન બંધાય એ ત્રીજી બાબત આપણો કોઈ આપણા ઉપર કોઈએ ઉપકાર કર્યો હોય તો એ ઉપકાર વારવા માટે તત્પર રહે કોઈ સામાજિક સંસ્થાઓમાંથી કોઈ એવી એવી જગ્યાએથી આપણે ડોનેશન લઈ લઈને ભીણ્યા હોઈએ કે સમાજમાં કે આપણા ધંધામાં સ્થિર થયા હોય તો એ ઉપકાર ભૂલવો નહીં પાછો વાળવો નહીં આ જન્મે નહીં તો ગત જન્મે આવતે જન્મે ગમે ત્યારે વાળવો જ પડે છે માટે ઋણમાંથી મુક્ત થવા માટે હંમેશા પુરુષાર્થ તનથી મનથી ધનથી કરી નાખવો તો જ શુદ્ધિ થાય છે અને માણસ છૂટી જાય છે આવી રીતે આપણો કબીલા વસે છે આપણો પરિવાર વસે છે એટલા માટે જ હવે છેલ્લી વાત કે આપણા ગુરુ મહારાજ સતત એમ કહેતા જ્યારે પત્રકારોએ પૂછ્યું હતું ત્યારે કે તને સાધુ થઈને તમે પણ આટલો પરિશ્રમ કરો છો અને આ સાધુઓ પાસે પણ આ બધા બિલ્ડિંગો બંધાવો છો આવો શરીરથી શ્રમ કરાવો છો તો આજે તો સાધુઓ કંઈ આવું કરે નહીં તો તમે આવી કાળી મજૂરી કેમ કરાવો છો અને તમે પણ આટલા તડકામાં આટલી જૈફ વયે આવું બધું કેમ કરો છો ત્યારે સ્વામીએ કહ્યું કે આ બધા મારા શિષ્યોને પ્રેરણા માટે અને બીજું કે અમારા સાધુ સંતોને સમાજ બધી વસ્તુઓ પૂરી પાડે છે કપડાં લતા રહેવું ખાવું પીવું હવે જો એ સમાજના હિત માટે જોઈએ એ કંઈ પુરુષાર્થ કે સેવા શ્રમ ન કરે તો ઋણ માથે રહી જાય અને એ શ્રીમંતની ઘોડાગાડીનો ઘોડો થવું પડે મારા સાધુને એ શ્રીમંતની ઘોડાગાડીનો ઘોડો થવું ન પડે એટલા માટે હું એમને આ બધા શ્રમ સેવામાં અને પરોપકારમાં જોડું છું આ મોટી એમની સેવા હવે એટલો જ વિચાર કરો ને આ આ બાલસ્વામી બેઠા છે આટલી બધી મજૂરી કરે છે એને શું જરૂર શું છે મહન છે ખાઈ પીને લેર કરે પણ એ અમારા ગુરુનું શિક્ષણ છે એટલા માટે એ જ શિક્ષણ વિદ્યાર્થીઓને આપીએ છીએ અને એ જ રીતે આ બધા ઋણમાંથી મુક્ત થવાનો ગુરુ મહારાજનો આ પ્રબેધેલો માર્ગ છે એ પ્રમાણે આપણે સૌ કોઈ ચાલીએ વચનામૃત બહુ અદ્ભુત છે કે આ બધા સંબંધોમાંથી મુક્ત થવા માટે આપણે કર્મના બંધનથી મુક્ત થવા માટે અને ખૂબ ખૂબ વિચારવું રહ્યું તો કર્મના સંબંધ પ્રમાણે એક દેહ થકી બીજા દેહનો જન્મ થાય છે જીવ તો અવશ્યપણે બીજો આવે છે પણ કયો દેહ ત્યાં ગોઠવાય છે એની પાછળ કર્મનો સંબંધ સિદ્ધાંત છે એટલે જીવ કપાતો નથી જીવ નવો આવે છે એવી રીતે મહારાજે નિત્યાનંદ સ્વામીના પ્રશ્નનો ઉત્તર રૂઢી રીતે કર્યો આપણે એ શ્રવણ કર્યું અને એ વચનામૃત પૂરું કરીએ છીએ સહજાનંદ સ્વામી મહારાજ